અક્ષર બ્રહ્મનો મહિમા અને આવશ્યકતા પૂજ્ય બ્રહ્મ દર્શન સ્વામી શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય શ્રી ભગતજી મહારાજની જય શ્રી શાસ્ત્રીજી મહારાજની જય શ્રી યોગીજી મહારાજની જય શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય કેટલાક સર્વજ્ઞ થાય છે કેટલાક દેવતા થાય છે કેટલાક પરમપદને પામે છે ઇત્યાદિ જે જે મોટેપને પામે છે તે ભગવાનની ઉપાસનાને બળે કરીને પામે છે પણ ઉપાસના વગર કોઈ વાત સિદ્ધ થતી નથી તો આપણી જે ઉપાસનાનું મુખ્ય હાર્દ શું છે એ આપણે સમજીએ તો આપણો સિદ્ધાંત એવો છે અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ ઉપાસના કરવી એટલે પુરુષોત્તમને પહેલાં સમજવા તો પુરુષોત્તમને સમજવા એટલે સાકાર કરતા સર્વોપરી અને પ્રગટ તો ભગવાન સ્વામિનારાયણ સાકાર છે કરતા છે સર્વોપરી છે એની વાત આપણે થોડીક સમજ્યા અને ભગવાન સ્વામિનારાયણ એ પ્રગટ છે એ પણ થોડીક વાત અત્યારે આપણે લઈ લઈએ કારણ કે પ્રગટ વગર મોક્ષ નથી પ્રગટ વગર કલ્યાણ નથી શ્રીજી મહારાજે વતરમતમાં જ્યાં કંઈ ભગવાનની વાત કરી છે ત્યાં પ્રગટ ભગવાન ઉપર મહારાજે ખૂબ આગ્રહપૂર્વક ભાર આપ્યો છે શ્રીજી મહારાજે વાત લખી લોયાના સાતમા વચ્રમતમાં કે કદાચ કોઈ સાધને કરીને બ્રહ્મ સ્વરૂપને પામ્યો હોય પણ પ્રત્યક્ષ ભગવાનને જો આવી રીતે ઓળખશે નહીં તો એનું આત્યંતિક કલ્યાણ નહીં થાય આ વાત લોહીના સાતમા વચરમતમાં કરી મહારાજે મધ્યના બત્રીસમાં વચરમતમાં કહ્યું કે પ્રત્યક્ષ ભગવાનનું ધ્યાન જ્ઞાન કથા કીર્તનથી જ આ જીવ ભ્રમરૂપ થાય છે માયને તરે છે અક્ષરધામને પામે છે અંત્યનું છત્રીસમું વચરામત અંત્યનું બીજું વચરામત આ બધાનું તાત્પર્ય એટલું છે કે પ્રત્યક્ષ ભગવાનને ઓળખો અને જો નહીં ઓળખા તો મહારાજે મધ્યના એકવીસમાં વચરમતમાં વાત કરી કે જેવા પરોક્ષ ભગવાન અને પરોક્ષ ભક્તોનો મહિમા છે એવો જ્યારે પ્રત્યક્ષ ભગવાન પ્રત્યક્ષ સંતનો મહિમા સમજશો તો જ કલ્યાણ થશે તો જ કલ્યાણનો મુદ્દો હાથમાં આવશે આ વાત આજે સમજો તો ભલે અને લાખ વર્ષ કેડે સમજો તો ભલે પણ જ્યારે તમે સમજશો ત્યારે જ કલ્યાણનો મુદ્દો હાથમાં આવશે આ મહારાજનું વાક્ય છે મધ્યનું એકવીસમું વચનામાં હવે આને હું સાદી ભાષામાં થોડુંક સમજાવવાનો પ્રયત્ન કરું મહારાજ કહે છે કે લાખ વર્ષે પણ આ સમજાવગો છૂટકો નથી હવે લાખ વર્ષ એટલે શું કે સો વર્ષની આપણી જિંદગી હોય લગભગ હો વર્ષ તો કોઈ તમે હું જીવવાના નથી અને કદાચ તમે જીવો તો મને નડવાના નથી બરાબર પણ સો વર્ષની જિંદગી હોય અને જન્મીને તરત ભગવાનનું ભજન કરે પરોક્ષ ભગવાન એ નહીં કરવાનું જન્મીને તરત ભજન અથવા જુદા જુદા સાધનો કરવાના તપ ત્યાગ યોગ વગેરે અને સો વર્ષની જિંદગીના છેલ્લા શ્વાસે જે ઠાઠડીમાં જાય ત્યાં સુધી પરોક્ષ ભગવાનનું ભજન કરતો રહે અને બીજી બધી સાધનાઓ કરતા રહે તો લાખ વર્ષમાં એક હજાર જિંદગી થાય સો વર્ષની એક જિંદગી સો વર્ષની એક જિંદગી તો લાખ વર્ષમાં એક હજાર જિંદગી થાય એટલે એક હજાર જિંદગી સુધી તમે પરોક્ષ ભગવાનનું ભજન કરો પણ જો પ્રત્યક્ષ ભગવાનને નહીં ઓળખો તો કલ્યાણ નહીં થાય હવે આને વધુ એક સાદા દ્રષ્ટાંતમાં તમને સમજાવું કે દાખલા તરીકે આપણને પેટમાં દુખતું હોય અને આપણે ડૉક્ટર પાસે જઈએ ડૉક્ટરે કહે કે ભાઈ તમે આ સાંજ સવાર બપોર એક એક ટેબ્લેટ લો અઠવાડિયા સુધી અને એક એક ઇન્જેક્શન લો ભજીયા ભજીયા તેલવાળું ઘીવાળું હમણાં પંદર દિવસ ન ખાતા આટલી એક દવા અને ચરી આપ્યા પછી ડૉક્ટર એક વાક્ય બોલે કે આ દવા તમે આજે શરૂ કરો તો ભલે અને પચીસ વર્ષ પછી શરૂ કરો તો ભલે જ્યારે તમે આ દવા લેશો ત્યારે તમારો રોગ મટશે પેટનો દુખાવો તો બંધ થશે તો આપણે દવા ક્યારે શરૂ કરી બોલો આજે કે પચીસ વર્ષ પછી બોલો જોઈ દવા કડવી લાગતી હોય તો અને ઇન્જેક્શન દુખતું હોય તો ભજીયા બહુ ભાવતા હોય તો આજે છોડવા પડે ને કારણ કે તમે બધા બુદ્ધિશાળી છો ચરોતરના લોકો બહુ બુદ્ધિશાળી બહુ બુદ્ધિશાળી કારણ તમે સમજો છો કે પચીસ વર્ષ પછી આની આ જ કડવી દવા લેવાની છે પચીસ વર્ષ પછી આનું આ જ ઇન્જેક્શન લેવાનું છે અને પચીસ વર્ષ પછી પણ ભજીયાને તેલવાળું ઘીવાળું છોડવાનું છે તો પચીસ વર્ષ પછી આનું આ જ લેવાનું હોય તો આજે કેમ ન લઈએ કારણ કે પચીસ વર્ષમાં રોગ વધી જશે પછી દસમાં રોગ વધી જાય પછી કંટ્રોલમાં ન પણ આવે અને કદાચ એટલો ને એટલો રોગ મેન્ટેન રહે પણ રોજ પેટમાં દુખતું હોય તો કોઈના લગ્નમાં નાચવા જવાય નહીં કોઈના રિસેપ્શનમાં જવાય નહીં નોકરી ધંધો થાય નહીં બાપાની પૂજાનો લાભ લેવાય નહીં પચીસ વર્ષ સુધી કાયમી આ દુખાવો સહન કરીને પાછી દવા તો આની જ લેવાની છે તો આપણે આજે જ લઈએ ને સમજ્યા તમે હા કે ના હા દવા ક્યારે લો આજે કારણ પચીસ વર્ષ પછી આ જ દવા લેવા હવે મહારાજ એમ કહે છે કે લાખ વર્ષ પછી પણ લાખ વર્ષ એટલે સો વર્ષની એક જિંદગી તો એક હજાર જિંદગી પછી પણ એ વખતે જે પ્રગટ ભગવાન હશે જે પ્રગટ સંત હશે એને ઓળખવા પડશે તો કલ્યાણ થશે તો ક્યારે ઓળખવાશે કે લાખ વર્ષ પછી હા આજે કારણ કે મુક્તાન સ્વામી કહે છે કે પરોક્ષ દેવ વતણો પાર આવે નહીં વેદ વેદાંત કહે સત્યવાણી પરોક્ષથી ભવતાનો પાર આવે નહીં વેદ વેદાંત કહે સત્યવાણી જો તમારી અંધારી રાત થાય અને આખા ગુજરાતની અત્યારે છ કરોડની વસ્તી છ બધી વસ્તી થઈ ચૂકી છ કરોડની બધા બોલે સૂર્યનારાયણ સૂર્યનારાયણ સૂર્યનારાયણ તો પ્રકાશ થાય હા કે ના અને ઘેર ઘેર સૂર્યનો ફોટો ટીંગાડે તો તો પ્રકાશ થાય અને થાય તો આપણે લાઇટ બિલ ભરીએ ઓમે ઘણા ક્યાં ભરે ગંગા નદીનું પાણીનો ફોટો પાડી આવો તો પાણી દેખાય એમાં નવાય નહીં ફોટામાં પાણી હલે નહીં પણ વિડીયોમાં તો પાણી હલે ખરું વિડીયો મૂકી દો તમારા ટીવીમાં તો પાણી હલે ખરું એમાં નવાય નહીં એમાં તરત છીપે નહીં તરત છીપે તો દુકાળ કોઈને લાગે નહીં દરેક ખેતરમાં એક વિડીયો મૂકી દેવાની હર કહીને આખા ખેતરમાં પાણી જતું રહે અને આ વખતે અન્નકૂટનો અન્નકૂટ આવે ત્યારે કેમેરો લઈ આવજો અન્નકૂટનો ફોટો પાડી લેજો બ્લેક એન્ડ વ્હાઇટમાં નહીં મજા નહીં આવે કલર ફોટો પાડી લેજો એનું લેમિનેશન કરાવી લેજો કારણ કે રોજ વાપરવો એટલે બગડે નહીં અને પછી થાળીમાં મૂકવાનો ભાણિયા ભત્રીજા દીકરા દીકરીને બિહારમાં કે લે બેટા ખા પૂરણ પોળી શિખંડ ગુલાબજાંબુ ભૂખ ભાંગે નિષ્વણ સ્વામી એવું કહે છે કે જેમાં પ્રગટ રવે મળે જ્યારે રે જાય તમ બ્રહ્માંડનું ત્યારે રે જેમ પ્રગટ જળને પામી રે જાય પ્યાસીની પ્યાસ તે વામી રે જેમ પ્રગટ અનને જમે રે અંતર જઠર જાળવી રમે રે તેમ પ્રગટ જોઈએ ભગવાન રે ત્યારે જનનું કલ્યાણ ને દાન રહે પ્રગટ જોઈએ ભાઈ હા પ્રગટ હોય તો જ મેર પાડે ડૉક્ટરના ફોટા તે રોગ ના મોટે ભાઈ ડૉક્ટરનું આરસુ સેચ્યુ પધરાવો નીચે લખો doctor Rameshbhai Patel MBBS MD M M S FR CS પ્રભુ લંડન યુકે અમેરિકા પણ એની પાસે ઉભા રહ્યા સુધી તાવ ના મળે પ્રત્યક્ષ ડૉક્ટર હોમિયોપેથિક હોય ને તો કંઈક તો મટે બરાબર કોઈને મર્સિડીઝ કાર લેવી છે સસ્તામાં મારે ઓળખાણ છે પચાસ રૂપિયા સાચું બોલું છું મારો ઉપલો ખાલી નથી હું જર્મની ગયો હતો ઓગણીસો ને અઠ્યાસીમાં તો ત્યાં જર્મનીમાં આ મર્સિદ ગાડીની ફેક્ટરી છે તો ઓગણીસો અઠ્યાસી સુધીના બધા મોડેલ અમને બતાવ્યા હતા પહેલું મોડેલ ટ્રેક્ટર જેવું છે મર્સિડીઝ કારનું પછી આપણે એને ફ્રેન્ડશીપ થઈ ગયેલી અમારને બધાને ફ્રેન્ડશીપ થઈ જાય એટલે કે સ્વામી કંઈ કામ હોય તો કહેજો એટલે મારે ઓળખાણ છે આપણે આ બધા મધ્યમ વર્ગના હરિભક્તો છીએ અને જો સસ્તામાં મર્સિડીઝ કાર જોતી હોય ફક્ત પચાસ રૂપિયામાં નામ લખાવી દેજો અને મર્સિડીઝ કાર જ કોઈ જિંદગીમાં કોઈ કહે નહીં કે ઘોડા ગાડી છે કે રિક્ષા છે બોલે જોઈએ છે જોઈએ છે મર્સિડીઝ કારનો ફોટો પાડી લો લેમિનેશન કરાવી દો કેટલા રૂપિયા થાય પચાસ અને એમાં દેખાય હું ઘોડાગાડી દેખાય રિક્ષા દેખાય કોઈ કે શું છે કે મર્સિડીઝ કાર જ છે પણ એમાંથી બેહીને અવાય અહીંયા તો મળે પ્રભુ પ્રગટ પ્રમાણ રે કાં તો તેના મળેલે કલ્યાણ રે તે હવેના તો કોટી ઉપાય રે આત્યંતિક કલ્યાણ નવ થાય રે પ્રગટ ભગવાન કે પ્રગટ ભગવાનને મળેલા સંત થકી મોક્ષ છે તો પ્રગટ રામના વખતમાં રામ પ્રગટ હતા કૃષ્ણ વખતમાં કૃષ્ણ પ્રગટ હતા મહારાજના વખતમાં મહારાજ પ્રગટ હતા પણ અત્યારે શું ભગવાન સ્વામિનારાયણનો જ આ સિદ્ધાંત છે ખાલી મહારાજ પૂરતો નહોતો મહારાજ અંદર ધ્યાન ત્યાં પછી કોનું ભજન કરવાનું કોનો આશરો કોની શરણાગતિ તો વદ્રમતમાં જ્યાં જ્યાં પ્રગટની વાતો કરી છે ખાલી અઢારસો ને છ્યાસી અને જેઠ સુધી દસમ સુધી નથી આવે મારે તો અંદર ધ્યાન છે કે હવે પ્રગટ ક્યાં છે હમણાં એક છોકરો આવ્યો હતો મને મળવા આમ ખંભાત નહોતો પણ રહે છે ત્યાં જઈ એ દોઢ કલાક મારે ટકર જઈ બસ આજ કે તમે પ્રમુખ સ્વામીને કેમ માનો છો ભગવાન અમારી પાસે પ્રસાદીના વસ્તુઓ છે અમારી પાસે પ્રસાદીના મંદિરો છે અમારી પાસે પ્રસાદીના સ્થાનો છે તમારી પાસે હું છે કંઈ નથી જા પ્રસાદીના સ્થાનોથી કે ભગવાન પ્રસાદીના સ્થાનમાં પ્રગટ રહે છે પ્રસાદીની વસ્તુમાં ભગવાન પ્રગટ રહે છે અરે પ્રસાદીની વસ્તુના તો ધંધા ચાલે છે મહારાજા દાંત ભેગા કરો તો દોઢસો દાંત થાય લગભગ સમજ્યા મારે શું કેવું છે શ્રીજી મહારાજના ઓરિજિનલ દાંત ભેગા કરો તો દોઢસો દાંત થાય મારો દાંત પાડીને આપીને કહી દીધું તમે તો મારા આમ હેતવાળા છો એટલે અપાય બાકી કરોડ રૂપિયા દે ત્યાં દાંત મળે નહીં અમારે સાધન શું જોઈએ ખાલી એક ફ્રીજ આપી દો લો આ દાંત બધા જો દાંત મહારાજના ભેગા કરો તો દોઢસો દાંત થાય સારું કદાચ મહારાજનો પોતાનું ઓરિજિનલ દાંત હોય એનાથી કામ ના ટાળે દોષ ના પડે વાસના ના ટાળે એકાંતિક ધર્મ સિદ્ધ ના થાય ભાગવત ધર્મનું પોષણ ના થાય ભાઈ તો મહારાજ મૂર્તિમાં તો છે જ ના નથી પાડતા મૂર્તિમાં મહારાજ છે પણ મહારાજે લખ્યું ભાગવતનો શ્લોક મહારાજે મૂક્યો કે નહમ્મયાને તીર્થાની ન મયા તે પુનંત ઉરુકાલે ને દર્શના દેવ સાધવ મૂર્તિથી કલ્યાણ થાય ઉરુકાલે અને એ પ્રગટ ઓળખાય તો મૂર્તિ પ્રગટને ઓળખાવે ભગતજી મહારાજ શિષ્ય વિજ્ઞાનદાસ સ્વામી ગોરધનભાઈ કોઠારી ઠાસરાના જે ગોરધનભાઈ કોઠારીનો ભત્રીજો થાય ગિરધરભાઈ એને એક વાત લાગે વચરાતમાં લખ્યું કે સત્પુરુષો વગર કલ્યાણ નથી પ્રગટ વગર કલ્યાણ છે જ નહીં આખો સમુદાય સોધી વડ આખો સમુદાય ઘણા સાત્રી મેળા પુરાણી મેળા પંડિત મેળા ज्ञानी મેળા त्याગી મેળા બધા મેળા બધા પણ પ્રતિદિનો થાય હરકૃષ્ણ મહારાજની પ્રાર્થના કરી એક મહિના સુધી માળા ભેર હરકૃષ્ણ મહાદેવ પ્રગટ મા હું પ્રગટ સુજા બહુ મનાણોને ફાયક માળા પ્રેમ છોડે મનાણો પ્રતિદિન સાધુ થયા તો મૂર્તિ આપણને પ્રત્યક્ષને ઓળખાવે કારણ કે મૂર્તિમાં જ ભગવાન હોય તો મહારાજે મનુષ્ય ભાવમાં દિવ્ય ભાવ રાખવાની વાત કરી છે તો આ વડતાલ હરિકૃષ્ણ મહારાજ કે ગરડામાં ગોપીનાથ મહારાજ કોઈ બાઈ ઉપર હાથ મૂક્યો છે જે મહારાજ આદિબા ઉપર હાથ મૂક્યો હતો એમ મૂર્તિમાં કોઈ મનુષ્ય આવવાની કોઈ શક્યતા જ નથી હાલતા ચાલતા બોલતા ચાલતા ભગવાન જોઈએ તો મહારાજ અંતર્ધાન થયા પછી મહારાજ કોના દ્વારા પ્રગટ છે ભાઈ કલ્યાણનો માર્ગ કોને હોંપ્યો છે વતરમતમાં લોકો આપણને છોકરો મને આવડો છોકરો બધા આચાર્યને માનતા નથી આચાર્ય તમે સ્વામિનારાયણ સાધુ જ ન કહેવાય પ્રમુખ સ્વામી સ્વામિનારાયણ સાધુ જ ન કહેવાય આચાર્ય દીક્ષા બે જ સ્વામિનારાયણ સાધુ કહેવાય ક્યાં લખ્યું છે મને બતાવો હું જાહેરમાં તમને કહું છું દુનિયાભરમાં જાહેરમાં બોલ્યો હું ખાનગી વાત કરતો નથી અત્યારે જાહેરમાં કહું છું જેને મારી સામે બે હજાર સાધુ લાવો મારી સામે પકડી લાવો અને એનું જ વચરમત ખોલે એનું જ વચરમત ખોલે મારું નહીં અને એમાં મને કોઈ બતાવી દે કે આચાર્ય દ્વારા મોક્ષ થાય આચાર્યથી સ્વભાવ ટળે આચાર્યથી દોષો બળે આચાર્યથી વાસના ટળે આચાર્ય એકાંતિક ધર્મ સિદ્ધ થાય આચાર્ય દ્વારા જ ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર પ્રગટ છે એક વચ્ચે મને વાક્ય બતાવી દે અત્યારે કપડાં કાઢીને આચાર્ય પાસે દીક્ષા લઈ લો અત્યારે સમજો થોડુંક સમજો ભાઈ શિક્ષાપત્રીમાં પાછળ સાધુ બ્રહ્મચર્ય નિયમ છે એમાં ક્યાંય લખ્યું નથી તમારે આચાર્ય પાસે દીક્ષા લેવી જે ગ્રહસ્થ નિયમ છે એમાં ક્યાંય લખ્યું નથી તમારે આચાર્ય પાસે દીક્ષા લઈને સાધુ થવું એ આચાર્યનો નિયમ છે કે એની પાસે કોઈક આવે તો દીક્ષા આપે તો ભલે ના આપે અમને ક્યાં પ્રોબ્લેમ પછી એ છોકરો કે સ્વામી બાસઠનો શ્લોકમાં હું લખ્યું બધું લખ્યું મને ખબર છે કે આચાર્ય જે મૂર્તિની પ્રતિષ્ઠા કરે એ જ માન્ય ગણવી તો બીજા ભૂત રહેશે સોમનાથની પ્રતિષ્ઠા આચાર્યમાં જ કરીશ કેદારનાથની પ્રતિષ્ઠા આચાર્યમાં જ કરીશ જગન્નાથની પ્રતિષ્ઠા આચાર્યમાં જ કરીશ દ્વારકાની પ્રતિષ્ઠા આચાર્યમાં જ કરીશ રામેશ્વરની પ્રતિષ્ઠા આચાર્યમાં જ કરીશ તિરુપતિ બાલાજીની પ્રતિષ્ઠા હાજર જ કરી છે અને આવા ભારતમાં પાંત્રીસ લાખ મંદિરો છે કયા મંદિરમાં આચાર્ય પ્રતિષ્ઠા કરે છે આચાર્ય પ્રતિષ્ઠા કરે તો જ ભગવાન આવે નહીં તો ભૂત આવે એમ સમજો તો ખરા પ્રતિષ્ઠા વૈદિક મંત્રોથી થાય તમે શ્લોક પૂજામાં બોલો છો ને ઉતિશે ઉતિશે નાથ તમારા બે શ્લોક બોલવાથી ભગવાન તમારી પૂજામાં આવતા હોય તો પ્રતિષ્ઠા વૈદિક મંત્રોથી થાય ભગવાનનું આહવાન વૈદિક મંત્રોથી થાય ભાઈ તો એ એ છોકરો કે એ તો પરોક્ષના મંદિર મેં તમારા મંદિરમાં ચાલો જૂના મંદિરના લાખો હરિભક્તો છે લાખો હરિભક્તોને ઘેર ઘર મંદિર છે ઘર મંદિરમાં તો આરતી થાળ કરો તો કરીએ એની પ્રતિ સાચરીમાં જ કરીશ જૂના મંદિરના લાખો હરિભક્તોના ઘેરે ભગવાનની મૂર્તિ છે ભગવાનનો ફોટો છે ત્યાં થાળ આરતી થાય છે કયા જૂના મંદિરના હરિભક્તોને ઘેર આચાર્ય મહારાજની પ્રતિષ્ઠા કરીશ છતાં ભગવાન રહે છે ને પ્રતિષ્ઠા કરે તો જ ભગવાન જો ના રહેતા હોય તો થાળ બંધ કરી દો આરતી બંધ કરી દો પગે લાગવાનું બંધ કરી દો કારણ ભગવાન છે ને પગે હું લાગું હકીકતમાં એક સમજવાની બાબત છે ભગવાનના કુળથી ક્યાંય કલ્યાણ લેખું નથી રામ ભગવાન પોતાનું કુળ હતું લવ અને કુશ દુનિયામાં લવ કુશથી કલ્યાણ નથી દુનિયામાં હનુમાનથી કલ્યાણ હનુમાન કે ભગવાનના દીકરા ન થતા ભાઈ કૃષ્ણ ભગવાન પોતાનો દીકરો તો સાંભ યાદવ યાદવકુળનો નાશ કરાયો ભગવાનના દીકરા ભગવાન હોતા નથી યાદ રાખજો ભગવાનના ભાઈ ભગવાન નથી રામ ભગવાનના ભાઈ લક્ષ્મણ ભરત એ ભગવાન નથી એમ કૃષ્ણ ભગવાનના ભાઈ કે ભગવાન હતા બળરામ ક્યાં ભગવાન હતા કૃષ્ણ ભગવાનના દીકરા યાદવ કુલનો નાશ કરાયો ભગવાનના દીકરા ભગવાન હોતા નથી ભગવાનના દીકરા કે ભગવાન ભાઈ એ જીવ જ હોય છે અને જીવમાં સ્વભાવ દોષ વાસના બધું હોય છે એટલે કોઈ કુળથી કલ્યાણ નથી ભાઈ ક્યાંય લખ્યું નથી કોઈ શાસ્ત્રમાં સંતથી કલ્યાણ લખ્યું છે તમે ભાગવત વાંચો ગીતા વાંચો રામાયણ વાંચો મહાભારત વાંચો ઉપનિષદો વાંચો સંતમાં ભગવાન છે સંત થકી ભગવાન છે આખું વચ્રમાં તમે વાંચો સંત થકી જ ભગવાન છે સંત થકી જ ભગવાનનો નિશ્ચય થાય જો નંબર લખવા લખી લેજો સંત તકે ભગવાન મહિમા સમજાય છે પ્રથમનું પહેલું વચરામત પ્રથમનું એકવીસમું વચરામત પ્રથમનું એકાવનમું વચરામત સંત તકે ભગવાનનો નિશ્ચય થાય છે મધ્યનું ચૌદમું વચરામત વર્તાનું બારમું વચરામત અંત્યનું સત્યાવીસમું વચરામત સંત તકે જ ભગવાન ઓળખાય છે કાર્યાલયનું બારમું વચરામત સંત તકે શાસ્ત્રમાં ભગવાન વાતો લખી હોય પણ સંત તકે જ ભગવાન સ્વરૂપ સમજાય છે મધ્યનું તેરમું વચરામત સંતની સેવાથી સ્વભાવ ટાળે છે મધ્યનું સાતમું વચરામત સંતની સેવાથી વાસના બળે છે મધ્યનું પચીસમું વચરામત સંત કેમ કરે તો મોક્ષ થાય છે પ્રથમનું ઇઠોતેરનું વત્રામત સત્પુરુષનો પ્રસંગ કરો તો મોક્ષ થાય છે પ્રથમનું ચોપનનું વત્રામત સંત થકી એકાંતિક ધર્મ સિદ્ધ થાય છે પ્રથમનું સાઠનું વત્રામત સંત થકી ભાગવત ધર્મ પોષણ થાય છે પ્રથમનું ચોપનનું વત્રામત સંતની આજ્ઞા પ્રમાણે વર્તવાથી આત્મસ્વત રૂપે વર્તાય છે મધ્યુને એકાવનું વત્રામત સંત અનંત સાધનો કરવાથી જે મોક્ષ થાય એ ન થાય એક સાધન કરવાથી મોક્ષ થાય વર્તાનું ચોથું વત્રામત સત્પુરુષનું મન કર્મ વચન પ્રસંગ કરો સત્પુરુષનો પ્રસંગ કરો તો ભગવાનમાં પ્રીતિ થાય છે પ્રથમનું ચોમારીસનું વત્રામત સંત થાય થકી જ ભગવાનમાં આસક્તિ થાય છે મધ્યનું ઓગણત્રીસમું વત્રમત સંત થકી ઉત્કૃષ્ટ નિશ્ચય થાય છે લોયાનું બારમું વત્રમત અને સત્પુરુષ વિશે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શન સાધન છે ભગવાનનો સાક્ષાત્કાર દર્શન તેનું એ જ સાધન છે વર્તાનું અગિયારમું વત્રમ બીજી વાત કે સંત માં ભગવાન યાદ હું ક્યાં કહું છું ભાઈ વાંચ પ્રથમ નો તે શું વચનામત આખા સંત એ આખા જગતનો આધાર છે ખાલી બીએપીએસ સંસ્થાનો નહીં અનંત બ્રહ્માના જીવોને જોવાની શક્તિ પ્રમુખ છે મહારાજ આપે અનંત કોડી બ્રહ્માના જીવોને ચાલવાની શક્તિ પ્રમુખ છે મહારાજ આપે વાંચ આપણો બાપ લખી ગયો છે ભગવાન સ્વામિનારાયણ પ્રથમ સત્યાવીસનું વચનામત વાંચ મહાજ લખ્યું છે પ્રથમના સાડત્રીસમાં વચનમતમાં આ સંતના દર્શન એ ભગવાનના દર્શન તુલ્ય છે આ સંતના વચનથી અનંત પતિ જીવનો ઉદ્ધાર થાય છે આ સંતના દર્શન ઈચ્છા હું રાખું છું આ સંતની ચરણ જ હું લઉં છું ભગવાન સ્વામિનારાયણ બોલે છે પ્રથમના સાડત્રીસમાં વચનમત બાપા એ વ્હીલચેરમાં પસાર થતા હશે ને તો ભગવાન સ્વામિનારાયણ તમારી બાજુમાં આવીને કંઈક બેસી જતા હશે કે હું પણ પ્રમુખ સમાજના દર્શન કરી લઉં વાંચો પ્રથમનું સાડત્રીસમાં વચનામત મહાજ લેખે છે પ્રથમનું અડસઠનું વચનામાં જે મૂર્તિમાં ભગવાન રહ્યા છે એમ સંતમાં ભગવાન રહ્યા છે મૂર્તિને જે પાષાણા દેખને માને એને નિશ્ચિત નથી એમ સંતને જે ખાલી મનુષ્ય જેવા જાણે એને ભગવાન નિશ્ચિત નથી નાસ્તિક છે પ્રથમ અડસઠનું વચન વાંચો વાંચો આપણે ઘનશ્યામ દર્શન કરવા એવું બોલીએ છીએ હે પથ્થરના પુત્રમાં રહેલા ઘનશ્યામ મહારાજ એવું બોલો છો હા હરિકૃષ્ણ દર્શન એ પણ ધાતો પુત્ર હરિકૃષ્ણ મહારાજ દયા કરજો એવું બોલો છો હું બોલો છો હે સાક્ષાત હરિકૃષ્ણ મહારાજ તમારે અમે આ આરસનું પુતળું દેખાય તમારા અમે આરસની મૂર્તિ દેખાય છે પણ છતાં તમે માનો છો સાક્ષાત ઘનશ્યામ મહારાજ છે કારણ કે આરસની મૂર્તિમાં ભગવાનની પ્રતિષ્ઠા થઈ છે પંચ ધાતુની મૂર્તિ છે હરિકૃષ્ણ મહારાજ તમારી આમે આંખ આમે પંચ ધાતુની મૂર્તિ દેખાય છે પણ એમાં પ્રતિષ્ઠા થઈ છે એટલે સાક્ષાત હરિકૃષ્ણ મહારાજ બોલીએ છીએ એમ આપણી આંખ આમે પ્રમુખ સ્વામી એક સાધુ દેખાય છે મનુષ્ય દેખાય છે પણ મૂર્તિમાં જેમ ભગવાન છે એમ પ્રમુખ સ્વામી સ્વામીમાં ભગવાન છે એટલે મૂર્તિમાં આપણે જેમ સાક્ષાત ઘનશ્યામ મહારાજ કહીએ છીએ એમ આમાં પણ સાક્ષાત મહારાજ રહ્યા છે અને વાંચો વતનમાં સારંગપુર દસમું વતનમાં આવા સંતના દર્શન થયા ત્યારે એમ જાણું મને સાક્ષાત્કાર ભગવાનના દર્શન થયા છે વાંચો આવા સંતની સેવા ભગવાનની સેવા ભગવાનની જેમ કરવી એ અંત્યનું છવ્વીસમું વતરમાં આ સંત છે તો ભવ બ્રહ્માદિક દેવ કરતા અધિક છે મધ્યનું ઓગણ સાઠનું વથ્રમત અને નિષ્કળન સ્વામીએ પણ વાતમાં લખ્યું કે સંત હું ને હું તે વળી સંત રે એમાં શ્રી મુકે કહે ભગવંત રે સંત માન જો મારી મૂર્તિ રે એમાં ફેર નથી એ કરતી રે આ નિષ્કળન સ્વામી બોલા છે અને કરોડો હિન્દુઓ બોલે છે કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મય શ્રી ગુરુવે નમઃ તો બ્રહ્મા વિષ્ણુ મહેશ અને સાક્ષાત પરબ્રહ્મા ગુરુ છે આ શ્લોક મહેનત બનાવ્યો યોગી બાપાએ પ્રમુખ સામે ભગવાન થઈને પૂજાવા માટે એને શ્લોક નથી બનાવ્યો કરોડો હિન્દુઓ બોલે છે ભાઈ ગામડામાં પેલા માતાજી ધુવે ભાવ ભૂવા ધોને ખબર આ બધું ભૂવા હોય છે હોય છે ભૂવા આમ હો હો ધોણે અને પત્ની પગે લાગે હે માં માં માં ક્યાં તારી માં છે તારું ધણી છે મૂછો દેખાય છે માં માં માં કરે દીકરી પગે લાગે માં માં તારી માં નથી તારો બાપ ઊભો છે પણ કેમ માં કહે છે કારણ કે ભુવામાં માતાજીનો પ્રવેશ થયો તો ભુવામાં માતાજીનો પ્રવેશ થાય તો મામા કરે છે તો પ્રમુખ સમયમાં પુરુષોત્તમ નાનો પ્રવેશ નથી તો એ પેલું તો પુરુષ છે મૂછો દેખાય છે તો મા છે એમાં સાધુ દેખાય છે પણ એમાં પુરુષોત્તમ નારાયણ છે પણ આમાં કેમ નથી મને પેલો તો સારું અઠવાડિયે નાતો નહીં હોય ઘણા ભુવા ઘણા તો બીડી પીતા ગુટકા ખાતા હોય એમાં માતાજી દેખાય છે અને પ્રમુખ છે મારા આટલા શુદ્ધ પવિત્ર સંત એમાં ભગવાન દેખાતા નથી કેમ કારણ કે પ્રમુખ સામે ધૂણતા નથી પ્રમુખ હવ હવ કરે ને તો બધા માને પણ આ પુરુષોત્તમ નાનો કરંટ આ પતાવી શકે નહીં ઘણું બધું હાઈ વોલ્ટેજ આવે બલ્બ ઉડી જાય ખબર શું ઉડી જાય એક માતાજીનો પ્રવેશ થાય ને ભુવાને હલાવે જો પુરુષોત્તમનો પ્રવેશ થાય તો ભુવાનો ફ્યુઝ જ ઉડી જાય પુરુષોત્તમ નાના કરણને પચાવો એ કોઈની તાકાત નથી એ પ્રમુખ છે મહારાજની તાકાત છે એટલે ભગવાન સ્વામિનારાયણ આ બાર અમારે પરોક્ષ નથી આજે ગુણાતીત પરંપરા દ્વારા આજે પ્રગટ છે અરે ભગવાન તો દરેક મારી આજે મારામાં છે કૂતરામાં છે ગધડમાં છે ભૂનમાં છે ચકલીમાં છે પંખામાં છે ટ્યુબલાઇટમાં છે બધામાં ભગવાન છે પણ પ્રમુખ સ્વામીમાં સાક્ષાત છે જેમાં જીવન બલ્બ હોય આમ એક એક જ વાયર હોય વોલ્ટેજ એક સરખા હોય એક જ સરખા વોલ્ટેજ હોય પણ બલ્બ જુદા જુદા હોય દસ વોલ્ટર હોય એમ કે જીરોનો બલ્બ દસનો બલ્બ પચીસનો બલ્બ ચાલીસનો બલ્બ સાઠનો બલ્બ સોનો બલ્બ અને લાખ વોટનો બલ્બ હોય કરંટ સરખો છે બસો વીસ કે બસો ચાલીસ વોલ્ટેજ તો પ્રકાશ એક સરખો હોય કે જુદો જુદો હે કેમ કેમ વોલ્ટેજ તો સરખા જ છે પણ બલ્બની કેપેસિટી જુદી જુદી છે વોલ્ટેજ તો સરખા છે પણ જીરોનો બલ્બ અને લાખ વોલ્ટેજનો બલ્બ લાખ વોટનો બલ્બ એટલે પ્રકાશ જુદો જુદો છે એમાં આપણામાં ભગવાનનો કરણ તો છે જ પણ આપણો બલ્બ જ ઝીરો વોટનો છે એટલે ટમટમ્યું થાય અને જે બીડી પીતા તમાકુ ખાતા વીંડા ખાતા હોય એનો તો માઇનસ વોટ જ હોય માઇનસ પિક્ચર જોતા કોકના લગ્નમાં કોકને નાચવા જાય ને એનો તો માઇનસ વોટ કોકનો દસ વોટ હશે પણ બાપાનો બલ્બ બિલિયન્સ એન્ડ બિલિયન્સ અબોજો અબોજો વોટનો છે ટ્રિલિયન્સ એન્ડ ટ્રિલિયન્સ વોટનો છે એટલે એમાં પુરુષોત્તમ દાન પ્રગટ છે કારણ કે મહારાજે લખ્યું છે પ્રથમ એકતાલીસમાં વચનમતમાં કે જેવા ભગવાન અક્ષ બ્રહ્મમાં છે એવા તો પ્રકૃતિ પુરુષાદિકમાં ક્યાંય નથી એટલે જે અક્ષ બ્રહ્મની પરંપરા દ્વારા ભગવાન પ્રગટ છે એ અક્ષ બ્રહ્મ શા માટે જરૂરી છે હવે એની વાત આપણે કરીશું અક્ષ બ્રહ્મની વાત કોઈ શાસ્ત્રીમાંથી પોતાની ગૌમુખીમાંથી કાઢેલી વાત નથી ભાઈ અક્ષબ્રહ્મની વાત આપણા વેદ ઉપનિષદોમાં લખાયેલી છે પૂજ્ય ભદ્રેશ સ્વામીએ હમણાં આખા સંપ્રદાયના ઇતિહાસમાં જે પ્રસ્થાન પર ભાષ્ય લખ્યું અદ્ભુત ભાષ્ય જે આખા દેશના મોટા મોટા વિદ્વાનો મોટા મોટા પંડિતો મોટા મોટા જ્ઞાનીઓ મોઢામાં આંગળા નાખી ગયા છે પૂજ્ય ભદ્રેશ સ્વામી જે પ્રસ્થાન ઉપર ભાષ્ય લખ્યું છે પેલા ઉપનિષદો ઉપરના લેખો આવતા હતા સ્વામના પ્રકાશમાં હવે ભગવદ્ ગીતા ઉપર લેખો આવે છે સ્વામના પ્રકાશમાં જો હિન્દુઓને ટાઈમ હોય થોડોક તો લેખ વાંચજો થોડાક છાપા મૂકીને બાજુમાં અથવા કચરા પેટીમ નાખીને થોડુંક એક લેખ તો વાંચો મહિનામાં ત્રણ પેજ આવે પણ એ ગીતામાં ઉપનિષદોમાં વેદોમાં બ્રહ્મસૂત્રમાં જે બ્રહ્મ અને પરબ્રહ્મની વાતો લખી છે એ ભગવાન ચંદન પાંચ અનાદિના ભેદની વાત ઘેરથી નીકળ્યા ત્યારથી કરતા હતા જીવ શું ઈશ્વર શું માયા શું બ્રહ્મ અને પરબ્રહ્મ શું તો બ્રહ્મની વાત મહારાજ પૂછતા એટલું નહીં મહારાજે પાંચ ભેદની વાતો વથરામતમાં કરી છે પ્રથમનું સાતમું વથરામત છે મધ્યનું એકત્રીસ વથરામત છે અંત્યનું દસમું વથરામત છે જીવ વિશ્વ માયા બ્રહ્મ અને પરબ્રહ્મ પાંચ અનાદિના ભેદ છે તો જીવ મારે સામે જોજો જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ બ્રહ્મ અને પરબ્રહ્મ બે માયાથી પર તત્વ છે જીવન ઈશ્વર બે માયને નીચે છે જીવન ઈશ્વરને માયાથી પર થઈને જો પરબ્રહ્મને પામવું હોય તો અક્ષબ્રહ્મ બ્રિજ તરીકે સેતુ તરીકે જરૂર પડે જે મુંડક ઉપનિષદમાં કઠોર ઉપનિષદમાં એ બ્રહ્મને સેતુ એક બ્રિજ એક પુલ કહેવો છે કે માયાથી પર થઈને પરબ્રહ્મને પામવા માટે અક્ષબ્રહ્મ એક અનિવાર્ય તત્વ છે ફરી વખત સવારનું દ્રષ્ટાંત આપણે યાદ કરીએ બટેટાનું શા ઉપયોગી શું બોલો ભૂખ લાગી છે ઉપયોગી શું ધાણા આવશ્યક શું મીઠું અને અનિવાર્ય શું બટેટા આપણે બટેટાના શાકમાં બટેટા અનિવાર્ય છે રીંગણાના શાકમાં બટેટા અનિવાર્ય નથી તો બટેટાનું શાક બટેટા વગર બને જ નહીં એમ અક્ષબ્રહ્મ વગર જીવનું કલ્યાણ થાય જ નહીં થાય જ નહીં આ મારા તો મત છે મારા તો અભિપ્રાય છે તો અક્ષબ્રહ્મ અનિવાર્ય છે બે કારણ માટે અક્ષબ્રહ્મના બે મુખ્ય કામ છે જે મમ્મી હોય ને માતાના બે કામ છે માતાના બે કામ એક કામ શું એના દીકરાના સગો બાપ કોણ છે માતાને ખબર છે ગુજરાતના વકીલને નહીં ભારતના સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને નહીં કદાચ કોર્ટમાં લગ્ન કર્યા હોય તો એ બાપ જુદો હોઈ શકે છે એ આજનો જમાનો છે હમણાં મારી પાસે એક આર્ટિકલ આવ્યો છે મુંબઈનો મુંબઈમાં આમાં પેટર્નિટી ટેસ્ટ શરૂ થયો છે જાગજો હિન્દુઓ જાગજો તો પેટર્નિટી ટેસ્ટ એટલે આ છોકરાનો કે છોકરીનો હકો બાપ કોણ જેની ટેસ્ટ થાય છે મુંબઈમાં એક જ લેબ છે એવી જે ડીએને આધારે ભણેલા હશે ખબર હશે એને આધારે એનો છોકરા કે નાનો છોકરાનું થૂક લે એના બાપનું થૂક લે અને બેનું ડીએનએ તપાસે અને ખબર પડે કે એનો બાપ એક છે કે જુદો છે તો ગયા અગિયાર મહિનામાં અડસઠ કેસ આવ્યા છે તપાસ કરવા માટે એક વ્યક્તિની તપાસની ફી સાત હજાર રૂપિયા છે હજી બહુ પ્રસિદ્ધ ન થયું પણ અગિયાર મહિનામાં અડસઠ ટેસ્ટ લેવાના એમાં પચીસ છોકરાનો બાપ હકો ધણી નથી બીજો છે અને એને છૂટાછેડાને કેસ નાખ્યા હવે તો જે ધમાલ શરૂ થશે જે ધમાલ શરૂ થશે કારણ કે જેમ સોનોગ્રાફીને જે ખબર પડી કે આ દીકરી છે એટલે એબોર્શન કરાવી નાખે એમ આ ટેસ્ટને જે ખબર પડશે કે આ આ મારો હગો દીકરો છે જ ને આનો બાપ તો બીજો છે અને ઘરમાં ધમાલ થવાની ઝઘડા થવાના છૂટાછેડા કેસ વધવાના આ જમાના આધુનિકતાની આ વાત છે તો મારે એ કહેવું છે કે માતાને જ ખબર છે કે હગો બાપ કોણ છે એ માંડવિયાને ખબર ન હોય ખબર માંડવી એટલે જાણો દીકરીના પક્ષના હવે માંડવિયા કહેવાય જાનૈયા એટલે જાણો વરરાજન પક્ષને જાણ્યા કહેવાય બધા જાનિયા પાંચ હજાર જાણ્યા હોય બધાએ વિડીયો પાડ્યો હોય બધે ફોટોગ્રાફ લીધો હોય રિસેપ્શનમાં તમે ફૂલનો ગુચ્છો આપવા ગયા હો પણ તમને ખબર ન પડે કે આનો હગો દીકરોનો બાપ આ છે કે બીજો છે ન જાનિયાને ખબર ન માંડવ્યાને ખબર ન વિડીયોવાળાને ખબર ન કોર્ટમાં તમે રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તો ન વકીલને ખબર ન સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને ખબર માતાને જ ખબર છે કે હગો બાપ કોણ છે એમ પ્રમુખ સામે જ ખબર છે કે હાથા ભગવાન કોણ છે સંત એ ભગવાનનો નિશ્ચય કરાવે ફરી વખત મારી સામે જુઓ જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ માહિતી પર બે તત્વ છે બ્રહ્મ અને પરબ્રહ્મ તો પરબ્રહ્મ અક્ષબ્રહ્મને ઓળખે ને અક્ષબ્રહ્મ પરબ્રહ્મને ઓળખે જીવ ઈશ્વરની તાકાત નથી કે બ્રહ્મ અને પરબ્રહ્મને ઓળખી શકે એટલે પરબ્રહ્મને ઓળખાવા માટે જો જીવ ઈશ્વરને માહિતી તરીને જો પરબ્રહ્મને પામવું હોય તો અક્ષબ્રહ્મ થકી જ પરબ્રહ્મને ઓળખી શકાશે ઉપનિષદ એવું કહે છે કે બ્રહ્મવિદ આપનોતી પરમ જે બ્રહ્મને જાણે છે એ જ પરમને પામી શકશે અને અક્ષર બ્રહ્મ છે એને જ ખબર છે કારણ બે જ માહિતી પર તત્વ છે તો એકચ્યુઅલી ભગવાન કોણ છે સર્વોપરી ભગવાન કોણ છે એ અક્ષર બ્રહ્મને જ ખબર પડે અને હવે જોયેલો સંપ્રદાયનો ઇતિહાસ જે ગુણાતીદાન સ્વામીએ આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણ સ્વરૂપોની પ્રવર્તાયું એવું બીજું કોઈ પ્રવર્તાવી શક્યું નથી ભલે નિત્યાનંદ સ્વામી ટક્કર જેલી સત્સંગ જીવન ગ્રંથ માટે પણ એને સ્વરૂપરી પડાનું પ્રવર્તન નથી કરી શક્યા સુકમણી સ્વામીએ મહારાજા સ્વરૂપરી મહારાજા સેક્રેટરી હતા પણ મધ્યનું નવમું વચનમાં જ્યાં ગુણાતીદાન સ્વામી વર્તાલમાં રઘુવીર આસને સમજાયું ત્યારે સુકમણી સ્વામી બોલ્યા કે વચનમાં શોધ્યું મેં લખ્યું મેં પણ હેમજો તો આજે જ્યાં ગુણાતીદાન સ્વામી સમજાયું ત્યારે ભાઈ સ્વામીની વાત કરી અખંડ આત્માની છે પુરુષ અખંડ આત્મરૂપે વર્તનારા દેહ ભાવનો ભૂકો બળાવી બનાવનારા મહારાજની એક આજ્ઞારૂપી નથી ક્યારે પણ છતાં મહારાજનું સ્વરૂપ પર ગુણાતીદાન સ્વામી થકી સમજાયું બ્રહ્માનંદ સ્વામી આઠ હજાર પદો લખ્યા છે અને મહારાજના સખા એટલા બુદ્ધિશાળી અને એમના વડતાલ મંદિર બધાને બાંધ્યા છે પણ ગુણાતીનાથ સ્વામીએ એ બ્રહ્માનંદ સ્વામીનું કહ્યું પ્રેમાનંદ સ્વામીએ ચૌદ હજાર પદો લખ્યા છે ચૌદ હજાર પદો પણ ગુણાતીનાથ સ્વામી એક કીર્તન લખ્યું નથી એક લેખ લખ્યો નથી એક પુસ્તક લખ્યું નથી સંસ્કૃતો કકો ભણ્યા નથી પણ આ બધું જ ભણનારાને ગુણાતીનાથ સ્વામીએ ટકોર કરી બ્રહ્માનંદ સ્વામીને પ્રેમાનંદ સ્વામીને કે સ્વામી હવે કુંજ લીલા છોડો અને શ્રીજી લીલાના કીર્તનો કંઈક બનાવો મુક્તાન સ્વામી વિદ્વાન હતા જબરદસ્ત હતા સત્સંગની મા જેવા હતા પણ એને ગુણાતીતાન સ્વામીના સેવકને કીધું કે ગુરુને કહેજો કે સ્વામિનારાયણ મંત્રમાં બધા નામ આવી જાય કારણ કે મુક્તાન સ્વામી જ્યારે નાતા ને તો હર હર ગોગલ દાવરીને હર ગંગાન હર યમુનાન આ બધું બોલતા હતા એટલે પછી મુક્તાન સ્વામીને આ નાતા વખતે બોલતા હતા ગુણાતીતાન સ્વામી સાંભળી ગયા એટલે પોતાનું કહેવાય નહીં કારણ કે તો નાના હતા મુક્તાન સ્વામી તો મારા કરતા ત્રેવીસ વર્ષે મોટા હતા એટલે પછી એના સેવક દ્વારા કહેવડાયું કે મુક્તાન સ્વામીને કહો ગુરુને કે સ્વામીના નામમાં બધા નામ આવી જાય જો આ સંપ્રદાયમાં ગુણાદિદાન સ્વામી ના હોત તો સ્વામીનું નામ તો ક્યારનું ભૂસાઈ ગયું હોત એટલે જો ગુણાદિદાન સ્વામીએ આ સ્વરૂપ રન મોરલી વગાડી એને કોઈની મોબત નોંધાડી કોઈની મોહબત નોંધાડી અક્ષભ્રમ કોઈનાથી દબાઈ નહીં ભાઈ ગોપાલ સ્વામી મહારાજના મુક્ત રાજા હતા અને મહારાજે કહ્યું ગોપાલ સ્વામીને કે તમે તો મારું સ્વરૂપ પણ સમજો છો કેમ પ્રવર્તાવતા નથી અને જો નહીં પ્રવર્તાવો તો એક હજાર વર્ષ સુધી દેહમાં રાખીશ ઉમરેઠમાં હતા અને ગોપાલ સ્વામી બીજી દિવસે માતા સ્વરૂપરી પણ એને વાતો કરી અને બધાને આમ આમ આમ એટલું લાગી આવ્યું એટલું લાગી આવ્યું અને બધાને ખોટું લાગ્યું ઘણા તો ઝાડા ઉલટી થઈ ગયા બધા સંતો ગયા રઘુજી મહારાજ પાસે કે મહારાજ આ જુઓ તો ખરા ગોપાલ સ્વામી દીધે જ રાખે છે અને બધાને અવળું પડે છે બધાને ખોટું લાગે છે અને તમે કાંઈ ગોપાલ સ્વામીને પાછા વાળો રઘુજી મહારાજ કીધું કે સંતો તમે ને અમે આપણે સમજુ હરખું સમજીએ છીએ આ તો ગોપાલ સ્વામી જોગી કહેવાય કઈ ગળામાં ખીલતા હશે પણ હું એને ના પાડીશ પછી રઘુજી મહારાજે કીધું કે સ્વામી તમે જે વાતો કરો છો કોઈને પદ પડતી નથી એટલે હવે એ વાતો બંધ કરો ગોપાલ સ્વામી કે તમારા બાપે કીધું એટલે કરું છું તમે ના પાડશો તો નહીં કરું પછી ગોપાલ સ્વામી ઉદાસ થઈ ગયા અને ઓગણીસો ને આઠમાં ધામમાં ગયા આવો જ પ્રસંગ ગુણાતીતાન સ્વામીભાઈનો વડતાલમાં અને જુનાગઢમાં ગુણાતીતાન સ્વામી જે પરિપણાની જબરજસ્ત વાતો કરે અને એમાં ખટપટિયા મન દુખ્યા પાછળ ખોટું લાગ્યું કારણ કે ગુણાતીતાન ડબલ વાતો કરે વર્તનની વાતો કરે અને કબલા તોડી નાખે વર્તન તો કરવું જ પડશે સાધુ ગ્રસ્તો બધા જ પ્રમુખ સાહેબ મહારાજ મળ્યા કશું કરવા નથી એવું નથી ભાઈ એનો અર્થ નથી સ્વરૂપ કરી ભગવાન મળ્યા ટીવી જોવાય પિક્ચરો જોવાય ગરબામાં નાચવાય જવાય બીડી પીવાય તમાકુ ખવાય કશું સમજણ નથી જો આ બધું આપણું ચાલુ હોય તો એટલે ગુણાતીદાન સ્વામી તો જબરજસ્ત વર્તનની વાતો કરે અને મહારાજા સ્વરૂપ ઉપર વાતો કરે તો વર્તન ઉપર કના આંચકા લાગે એટલે બધા ગયા રઘુજી મહારાજ પાસે કે સ્વામી મહારાજ આ ગુણાતીતાન સ્વામીની વાતોથી સમાજ થતો નથી અને જે પાત્ર કુપાત્ર જોયા વગર દીધે જ રાખે છે મહારાજની સ્વરૂપ પરિપ્રણાની વાતો અને ઘણાને ખોટું લાગે છે તો રઘુજી મહારાજા મહારાજ અમારું કુટુંબ તો ભોળું એ જે કેમ કરે એટલે આવ્યા ગુણાતીતાન સ્વામીને કહ્યું કે સ્વામી આ પાત્ર કુપાત્ર જુઓ આ તમારી વાતો બધાને પદ પડતી નથી અને ગુણાતીત મોરલો ટહી ટહક્યો કે મારી વાત સમજે પાત્ર નું સમજે કુપાત્ર મારે ક્યાં બધાને ઘેર ઘેર શોધવા જવા પાત્ર કુપાત્ર અરે ચાલીસ વર્ષ ચાર માસ ચાર દિવસ સુધી એક જ મોરલી શ્રીજી માર સ્વરૂપે ભગવાન છે ગુણાદિદાન સ્વામી ન કોઈથી દબાયા ન એને સત્તા નડી નો અધિકાર નડ્યા નો કોઈ શાસ્ત્ર ને નડી ન લોક લાજ નડી શ્રીજી માનો અભિપ્રાય એમને પ્રવર્તાયો એટલે આજે સ્વરૂપરી ભગવાનની પ્રતિતિ આજે આપણે થઈ છે આ ગુણાતીત પરંપરા દ્વારા એટલે જે અક્ષર બ્રહ્મા મહારાજને ઓળખાવે આખો સંપ્રદાયની અંદર બીજું કોઈ ઓળખાવી શક્યું નથી આખો સંપ્રદાય જાણે છે તો ગુણાતીદાન સ્વામી ક્યારે કોઈ દિવસ કોઈની સત્તા સામે એ લોભાયા નથી દબાયા નથી કારણ કે એને કંઈ જોતું નહોતું શ્રીજી મહારાજની સાચી વાત કરવી હતી આજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સર્વોપરીપણાની જે કંઈ વાતો થાય છે એનું કારણ છે ગુણાતીદાન સ્વામી એટલે અક્ષબ્રહ્મનું એક કામ છે પરબ્રહ્મને ઓળખાવાનું માતાનું એક કામ છે સગા બાપની ઓળખાણ કરાવવાનું માતાનું બીજું કામ છે બાળકને ચોખ્ખો રાખવાનું સ્વચ્છ રાખવાનું ગંદકીથી મુક્ત કરવાનું તમે આમ છૂટેલ બુટેલ જઈને આવ્યા હો આમ નોકરીથી સાંજે પાંચ છ વાગે તમારો આવડો નાનો બાળક પપ્પા પપ્પા પપ્પા પપ્પા કરતો આવે પણ આમ મળ મૂત્ર વિષ્ઠાથી ચાર બાજુ ખરડાયેલું અને ચાર બાજુ ચંદન ચોપડેલું હોય હું કહું છી છી છી છી છી જા જા મમ્મી પાસે જા છી છી કેમ તમારો નથી હા એ એને એકનો છે તમારો નહીં છીક છીક છીક પછી મમ્મી લઈ જાય પછી મમ્મી નવરાવે શેમ્પુથી હાબુથી ચડી પહેરાવે નવા કપડાં પહેરાવે નાના મોજા પહેરાવે બૂટ પહેરાવે વાળ રંગે અને બધા આમ પોળી દે બધા કાળો ડાઘ ડાઘ શું કામ કરે છે હા નજર ન લાગે એટલે તો બાજુમાં માથું કાળું જ હોય છે ને આ ડાઘ અને માથા વચ્ચે બે કિલોમીટર અંતર હોય છે ભેંસો આખી કાળી હોય તો એ મરી જાય આખી કાળી ભેંસ હોય તોય મળી જાય આફ્રિકામાં બધા કાળિયા કલર જાય પૈસા પાછા તોય મરી જાય હું કામ ડાર્ક કરો તો આખા કાળો કરો આખો કાળો કરો કલર કરી દો આખો તો નજર ન લાગે આમ તારા બધા પણ આમ તૈયાર કરીને મોકલે પછી કાંઈ પપ્પા પપ્પા પછી ખોરામ બેહારે ને પછી રમાડું તો પહેલાં કેમ નહોતા રમાડતા કારણ કે ગંધો હતો એમ બીડી પીતા પીતા રામ ભગવાન પાસે જાઓ ને ભગવાન કે છી છી છી તમાકુ ખાતા કૃષ્ણ ભગવાન પાંચા કે છી છી ભગવાન તમને તો કેમ પસપત ન પહેવા દે કદાચ પહેવા દે પણ ખોરામાં તો બેહારે જ નહીં છી છી છી તો શુદ્ધ કોણ કરે ખાલી બીડી તમાકુ જ નહીં આ કામ ક્રોધાદિક સ્વભાવ દોષો વાસના આ દેહ ભાવમાંથી મુક્ત કોણ કરે એટલે કે બ્રહ્મરૂપ કોણ કરે અક્ષર બ્રહ્મ કરે તો આપણો સિદ્ધાંત છે બ્રહ્મરૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના તો પુરુષોત્તમની ઉપાસના એટલે પુરુષોત્તમને ઓળખવા માટે પણ અક્ષરબ્રહ્મની જરૂર છે અને બ્રહ્મરૂપ થવા માટે પણ અક્ષરબ્રહ્મની જરૂર છે જે આપણો માર્ગનો મુખ્ય સિદ્ધાંત છે ઉત્તમ નિર્ગુણ નિશ્ચયની વાત આ જ આવે છે કે અક્ષરૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરવી તો પુરુષોત્તમની ઉપાસના એટલે પુરુષોત્તમને સાકાર સ્વરૂપરી કરતા પ્રગટ સમજવા એના માટે અક્ષર બ્રહ્મની જરૂર છે અને બ્રહ્મરૂપ થવા માટે પણ બ્રહ્મની જરૂર છે જેમ ડૉક્ટર થવા માટે ડૉક્ટરની જરૂર પડે એન્જિનિયર ન ચાલે એન્જિનિયર થવા માટે વકીલ ન ચાલે એન્જિનિયરની જરૂર પડે વકીલ થવા માટે વકીલની જરૂર પડે અને રોટલી શીખવી હોય તો ડૉક્ટર જરૂર પડે કે જેને રોટલી આવડે કોકને ગુરુ સ્વીકારવા જ પડે ભાઈ રોટલી શીખવે તમારી પત્નીને ગુરુ તરીકે તમારી બેન તમારી દીકરી તમારી મમ્મીને ગુરુ તરીકે સ્વીકારવો જ પડે જેને રોટલી આવડતી હોવી જોઈએ પાછી તો જેને આવડે એને ગુરુ કરવા પડે એમ અધ્યાત્મ માર્ગમાં જો ડૉક્ટર થવા માટે ડૉક્ટરની જરૂર પડે એન્જિનિયર થવા માટે એન્જિનિયર જરૂર પડે એમ બ્રહ્મરૂપ થવા માટે બ્રહ્મની જરૂર પડે ઉપનિષદ એવું લખે છે કે બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી જે બ્રહ્મને જાણે છે તે બ્રહ્મરૂપ થાય છે મહારાજે લખ્યું મધ્યને એકત્રીસમાં વચરમતમાં કે બ્રહ્મનો જ્યારે મનન દ્વારા સંગ કરે છે ત્યારે બ્રહ્મના ગુણ આપણામાં આવે છે એટલે કે બ્રહ્મરૂપ થઈએ છે ગુણાતીતાન સ્વામી પણ એ વાતમાં લખ્યું છે કે આ સાધુ ને મન કર્મ વચને સેવે ત્યારે એ બ્રહ્મરૂપ થાય છે એટલે અક્ષર બ્રહ્મ થકી બ્રહ્મરૂપ થવાય અને બ્રહ્મરૂપ થઈને જ ભગવાનની ભક્તિ ઉપાસના કરવાની છે તો અક્ષરબ્રહ્મની આવશ્યકતા અનિવાર્યતા બે વસ્તુ માટે છે એક તો પરબ્રહ્મની ઓળખાણ માટે અને બ્રહ્મરૂપ થવા માટે એટલા માટે મહારાજ અક્ષરબ્રહ્મને પૃથ્વી ઉપર લાવ્યા હતા ભાદરા અને ઊંડ નદીનું પાણી બતાવવા માટે નહીં મહારાજ અક્ષરબ્રહ્મને લાવ્યા એ ગિરનાર પર્વત બતાવવા માટે નહીં અને એટલા માટે મહારાજ આખા સત્સંગને આદેશ આપ્યો કે વર્ષો વર્ષ એક માસરે કરુઆ મંદિરમાં અહીં નિવાસ રહે જુનાગઢ મંદિરની પ્રતિષ્ઠા પછી ગુણાદિદાન સ્વામીને જુનાગઢના મહંત બનાવ્યા અને આખા સત્સંગ સમાજને આદેશ આપ્યો ભક્ત ચિંતામણીમાં વાત આવે છે કે વર્ષો વર્ષ એક માસરે કરુઆ મંદિરમાં અહીં નિવાસ રહે શાના માટે જુનાગઢ બધાને બોલાવ્યા હતા ગિરનાર જવા પેલો ઉપરકોટ જવા અડી ચડી વાવ નવઘણકુઆ ન જુઓ તે જીવતા મુવો એટલા માટે બોલાવ્યા હતા એને ખબર હતી કે આ જ ગુણાતી થકી લોકો ભ્રમરૂપ થવાના છે અને આ જ ગુણાતી થકી મારું સ્વરૂપ ઓળખાશે એટલે આખા સત્સંગ મારા જ આદેશ આપ્યો હતો કે વર્ષ વર્ષ તમે એક જુનાગઢ જાઓ ગુણાતીદાન સ્વામીનો સમાગમ કરો અને ગુણાતીદાન સ્વામીએ હજારો જીવોને ભ્રમરૂપ કર્યા હજારો જીવોને ભગવાનની નિષ્ઠા કરાવી અને એ પરંપરામાં અક્ષબ્રહ્મની આવશ્યકતા નિવાર્યતા બે માટે છે કારણ કે ગુણાતીતાન સ્વામી અક્ષબ્રહ્મ છે એ વાત નવી નથી માર્ગ પૃથ્વી આવ્યા છે ડભાણ આપણા ઉત્સવ વખતે બાપા જે વાક્ય બોલાવડાવ્યું હતું પ્રથમ એકોતેરમાં વચરામતના આધારે આપણે પ્રતિજ્ઞા લેવડાવેલી મહાજ કહ્યું કે પુરુષોત્તમ નારાયણ જ્યારે અક્ષર પૃથ્વી પર આવે છે ત્યારે પોતાનું અક્ષરધામ લઈને આવે છે આ વાત પોતે સમજવી અને બીજાને સમજાવી તો આ મહારાજની આજ્ઞા નોય આ મહારાજની આજ્ઞા નોય કે પુરુષોત્તમ નારાયણ અક્ષર બ્રહ્મ લઈને આવે છે આ વાત પોતે સમજવી અને બીજાને સમજાવી તો અક્ષરબ્રહ્મ લઈને આવ્યા છે એ કોણ છે માનકી ઘોડી છે લાડુબા જીવબા છે કોણ છે અક્ષરબ્રહ્મ આખો સંપ્રદાય જાણે છે ભાઈ શાસ્ત્રીજી મહારાજ જૂના મંદિરથી જુદા પડ્યા એની પહેલાના જોયા મંદિરો ચાલીસ મંદિરો છે જુનાગઢ જિલ્લામાં જેમાં અત્યારે આપણે વિડીયો પ્રોજેક્શન દેખાયું નથી બાકી મારી પાસે બધા પ્રૂફ છે અને વતરામ રહસ્ય ભાગ ત્રીજો એમાં પાછળ બધા ફોટોગ્રાફ આપ્યા છે જૂના મંદિરના જ ફોટોગ્રાફ છે અને નીચે લખ્યું છે મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીદાન સ્વામી જુનાગઢ મંદિરમાં જે સભા મંડપ છે ત્યાં લખ્યું છે ગુણાતીદાન મૂર્તિ લખી છે ત્યાં નીચે લખ્યું મૂળ અક્ષર ગુણાતીદાન સ્વામી જે જૂનો સભા મંડપ બળી ગયો નવો સભા મંડપ બનાવ્યો ત્યાં વચ્ચે ચનામણી પધરાવ્યા છે ત્યાં લખ્યું છે મૂળ અક્ષરમાંથી ગુણાતીદાન સ્વામી આ સ્થાન મારીને ચાલીસ વર્ષ સુધી કથા કરેલી જુનાગઢના પથરે પથરે લખાવ્યું છે અને એવા ચાલીસ જેટલા મંદિરોમાં અક્ષર પુરુષોત્તમની પટની મૂર્તિ પધરાવી છે ત્યાં આપણા આચાર્યો જાય છે આખો જુનાગઢ જિલ્લાનો આખો સંપ્રદાય જુનાગઢ જિલ્લાના મંદિરોમાં જાય છે વડતા સંસ્થાના તાબામાં આ મંદિરો આવે છે ભાઈ એટલે શાસ્ત્રીજી મહારાજે કશું નવું નથી કર્યું જો એ વડતાલમાં હતા ત્યારથી પણ આ બધી મૂર્તિઓ હતી એટલે અને આપણા સંપ્રદાયના ગ્રંથો પણ છે હરિલીલા કલ્પતરુ હરિલીલા કલ્પતરુમાં મૂલી શર્મણ દીક્ષામ દાદા છે હતે મહારાજે જ્યારે ડભાણમાં ડભાણમાં જ્યારે મહારાજે મુરજી શર્માને દીક્ષા આપી એ વખતે મહારાજ પોતે બોલ્યા છે કે આ મુરજી શર્મા અમારું અક્ષરધામ છે અમારું અક્ષરબ્રહ્મ છે એને દીક્ષા આપતા અમને બહુ આનંદ થાય છે આ બે શ્લોક છે અને એક ગ્રંથની વાત નથી ભાઈ કેટલા ગ્રંથો છે આચાર્ય વિહારીલાલજી મહારાજ વર્તા સંસાર આચાર્ય એને પોતાના કીર્તનમાં લખ્યું છે કે ગુણાતીતાન સ્વામી મૂળ અક્ષર તેને આપવાની છે વર્તમાન કેટલા બધા ગ્રંથો વચરાણ વચ્ચે ભાગ ત્રણની અંદર અને ઉપાસનાનું પુસ્તક છે એમાં અક્ષબ્રહ્મ જે ગુણાતીતાનંદ સ્વામી છે એ પુસ્તકો ખાલી હરિલેલા કલ્પતોર એક જ નથી બીજા કેટલા ગ્રંથો છે અને ગ્રંથોની વાત જવા દો આની વાત જવા દો પણ જુનાગઢ જિલ્લાનું મંદિર બીએ બીએપીએસના તબ્બામાં નથી ભાઈ બે બે સંસ્થાનો જન્મ નહોતો થયો ત્યારે જુનાગઢ જિલ્લાના કેટલા મંદિરમાં અક્ષર પુરુષોત્તમ બદલાવ્યા છે અને જેતપુરનું મંદિર પટની મૂર્તિ સુખશયામાં ગુણાદિદાન સ્વામી અને મહારાજની પટની ચાંદીની મૂર્તિ છે નીચે લખ્યું છે મૂળ અક્ષર મૂર્તિ ગુણાદિદાન સ્વામી અને પ્રતિષ્ઠા અને આરતી ઉતારે છે આચાર્ય શ્રી પ્રતિપ્રસાદજી મહારાજે તો કાઢી નાખો જાઓ એટલે ગુણાદિદાન સ્વામી અક્ષરબ્રહ્મ છે એ નવું તૂત નથી નવું ભૂત નથી નવું તંત્ર નથી ભાઈ મહારાજનો અભિપ્રેત મત છે અને સંપ્રદાયના ગ્રંથોને માન્ય છે પણ જો બધું ઊંડાણથી વાંચે તો ખબર પડશે કે ગુણાતીદાન સ્વામી અક્ષરબ્રહ્મચાર્ય ગોપાલ સ્વામી પોતાના પોતાના એકસો વીસ શિષ્યો સંતોને એને ગુણાતીદાન સ્વામી પાસે મોકલ્યા છે ભગેજ મારતો વડતાલમાં ગોપાણી સ્વામીનો શિષ્ય જાગા સ્વામી ગોપાણી સ્વામીનો શિષ્ય શિવલાલ શેઠ ગોપાણી સ્વામીનો શિષ્ય અને વસ્તોના વાઘદેવ પણ ગોપાણી સ્વામીનો શિષ્ય સર્વનિવાસાન સ્વામી ગોપાણી સ્વામીનો શિષ્ય આવા એકસો ને વીસ શિષ્યો ગોપાણી સ્વામીના પોતાના કેશવ જીવન દાસજીએ ગોપાણી સ્વામીનો શિષ્ય અને ધામમાં ગયા પછી બધાને આદેશ આપેલો કે જુનાગઢના જોગી ગુણાતીતાન સ્વામી પાસે જજો અને ગુણાતીતાન સ્વામી અક્ષર બ્રહ્મના અવતાર છે એમના શિષ્ય ભોયકાના માલજી સોની આ કેશવ જીવનદાસ એ બધાને શાસ્ત્રી મહારાજ મળેલા છે અને એ લોકો કીધું છે કે મારા ગુરુ ગોપાલ સ્વામી આ ગુણાદિરાજ સ્વામી અક્ષબ્રહ્મ છે એની ઓળખાણ ગોપાલ સ્વામીએ કરાવી છે ભાઈ એટલે કે શાસ્ત્રી મહારાજે કોઈ કામ ધરતાલ કર્યું નથી દુનિયાની કોઈ તાકાત નથી કે શાસ્ત્રી મહારાજ કાર્યને કોઈ ખોટું કરી શકે શાસ્ત્રીમાં તો વર્તાના સાધુ હતા અરે વટાનું તો કૂતરું ગુણાતીતાન સ્વામી વાંકું બોલે ભાઈ કૂતરું ગુણાતીતનું વાંકું બોલે એવું ગુણાતી ગુણાતીતાન સ્વામી બોલ્યા છે કે ગઢડા અને વટાનું કૂતરું મારું વાંકું બોલે કૂતરા કેટલો અભાવ કોઈની વાતો સાંભળી હશે એમણે શાસ્ત્રીજી મહારાજ જ્યારે સુરતમાં હતા મૂર્તિ પ્રતિષ્ઠા હતી એમાં ભગતજી મહારાજ આવેલા શાસ્ત્રી મહારાજ ત્યાં હતા રાતે ભગતજી મહારાજ કથા વાર્તા કરે ભગતજીમાના દર્શન કર્યા અને શાસ્ત્રીમાં ખેંચાણા જોયેલો શાસ્ત્રીજી મહારાજ અરે ગુરુ કોને કરવાના ગુરુ કોને કરે ભાન પડે છે આપણને એની વાત હાથના પ્રવચન જેને કથા કરે ગુરુ માન લે પ્રવચન કરે ગુરુ માન લે અરે ગુરુના ઢગલા છે ભાઈ ભારતમાં ભગત જોયેલો શાસ્ત્રીજી મહારાજ વિજ્ઞાનંદ સ્વામી મહારાજના પરમહંસ મહારાજ પાસે બાર વર્ષ રહેલા ભાગવતના ભણેલા વિદ્વાન અને સંગીતજ્ઞ અને મહારાજની સો ટકા આજ્ઞા પાડનારા એકલા આટા નહોતા મારતા ચોટલા નહોતા રાખતા પૈસાને બેંકમાં નહોતા થાળીઓમાં નહોતા જતા એ બેન અને ભાણિયાના લગ્નમાં નહોતા જતા વિજ્ઞાનંદ સ્વામી મહારાજની સો ટકા આજ્ઞા પાડનારા મહારાજના પરમંશ એના ગુરુ તરીકે સ્વીકારેલા અને ત્યાં સુરતમાં રહેતા હતા સુરતના મહાન હતા વિજ્ઞાન સ્વામી પણ જ્યારે શાસ્ત્રીજી મહારાજે ભગતજી મહારાજના પહેલી વાર દર્શન કર્યા સુરત પ્રતિષ્ઠા નિમિત્તે એક ગ્રહસ્થ એક દરજી અરે અભણ લખતા આવડે નહીં પ્રાગજી એટલું પણ એને ગુરુ સ્વીકાર લીધે કે ગુણાતીત ગુરુ જુદા છે ભાઈઓ પેલા વિદ્વાન ખરા પરમત ખરા સંગીતજ્ઞ ખરા સાધુદાવાળા ખરા પણ ગુણાતીતનું જોટો જગતમાં ના મળે એ આ ભગતજી મહારાજ છે અને ભગતજી મહારાજને મનોમન ગુરુ કર્યા અને રાતે ભગતજી મહારાજ કથા વાર્તા સાંભળતા હતા અને એની કથા સાંભળતા હતા અને ભગતજી મહારાજ પૂછ્યું કે સાધુ રામ સ્વામિનારાયણ નિષ્ઠા થઈ છે કે હા કે શું કે સ્વામિનારાયણ સ્વરૂપે ભગવાન છે સજાન સ્વામી એ તો અડધી નિષ્ઠા થાય છે નારાયણ એટલે સજાન સ્વામી પણ સ્વામી એટલે ગુણાતીતાન સ્વામી એ અક્ષ બ્રહ્મનો અવતાર છે તો સ્વામી અને નારાયણ તો એ અક્ષ બ્રહ્મા ગુણાતીતાન સ્વામી છે એ ઓળખાણ થાય તો સ્વામિનારાયણની પાકી નિષ્ઠા થાય શાસ્ત્રીમાં જ માનેવાનો હતા ચરોતરનો પટેલ હતો અરે વિદ્વાન હતો શાસ્ત્રી હતો આખા સ્વામિનારાયણ સંપ્રદાયમાં એકમ એવો અદ્વિતીયમ જ્યારે ગઢડામાં શાસ્ત્રાથી ચર્ચા થઈ ત્યારે હરાવનાર એકમાત્ર શાસ્ત્રી મહારાજ હતા એટલા વિદ્વાન અને એ માને ભગતજી મહારાજનું કે હું ન માનું હું ના માનું ભલે મેં તમને ગુરુ તરીકે સ્વીકાર્યા પણ મારા જે દીક્ષા ગુરુ છે અને આ વિજ્ઞાનંદ સ્વામી મહારાજના મળેલા છે હું દોઢ બે વર્ષ એમની પાસે રહું છું મને ક્યારેય કીધું નથી કે ગુણાતીત સ્વામી અક્ષરબ્રહ્મ છે તમે એ વાત નવી ક્યાંથી લાવ્યા તમે આ વાત નવી ક્યાંથી લાવ્યા હું ન માનું અને ભગતજી મહારાજ કહ્યું કે તારા ગુરુ જાણે છે પણ તને કહેતા નથી એ કહેતો માનું અને આખો કાર્યક્રમ ગોઠવાયો અને ભગતજી મહારાજ રૂમમાં હતા પછી જ્યાં વિજ્ઞાન સ્વામીના રૂમમાં ગયા વિજ્ઞાન સ્વામીને બેઠા અને પૂછ્યું ભગતજી મહારાજે કે સ્વામી એક પ્રશ્ન પૂછ્યું કે પૂછો કે તમે મહારાજ ભેગા બાર વર્ષ રહ્યા હા બરાબર મહારાજની ઘણી વખત કથા વાર્તા સાંભળી કે બરાબર તમે ક્યારે તમારા પોતાના સગા કાને સાંભળ્યું છે કે મહારાજ બોલ્યા હોય કે ગુણાતીદાન સ્વામી અક્ષબ્રહ્મનો અવતાર છે તમે પોતે જાતે સાંભળે કોકની વાત નહીં તમે પોતે જાતે સાંભળેલું હોય અને મહારાજ બોલ્યા હોય કે ગુણાતીદાન સ્વામી અક્ષબ્રહ્મનો અવતાર છે આ વાત તમે સાંભળેલી હોય એ વાત ખરી અને એમને આજુબાજુ જોયું કોઈ કાંઈ છે નહીં અને વિજ્ઞાન સ્વામી બોલ્યા કે હા મેં કેટલી એક બે વાર નહીં કેટલી વાર સાંભળ્યું છે કે મહારાજ બોલ્યા છે કે આ ગુણાતીદાન સ્વામી અક્ષ અવતાર છે અમારે રહેવાનું ધામ છે આ વાત મેં ઘણીવાર સાંભળી છે આ વાત સાચી છે અને શાસ્ત્રીમાં ખાટલા નીચે હોઈ ગયા હુર કરીને બહાર આવ્યા અને વિજ્ઞાનંદ સ્વામી તો આમ ગભરાઈ ગયા જેમ એક કોઈ હરિભક્ત છે ને બીડી પીતા પીતા જતા હોય ને અને અમારી ગાડી પસાર થાય ને સંતો જોઈ જાય અને ગભરાઈ જાય આમાં બધા આમ કરીને બીડી આમ કરવા માટે પાછળથી ધુમાડા નીકળે અમને ખબર પડી જાય કે આ બાપાનો હયાનો હાર મારાનો મણકો બીડી પીતો પીતો જાય છે એમ આમ તમે જેમ થિયેટરમાંથી બહાર નીકળો ને એ જ વખતે સંતોન ગાડી આવે ને કેવા ગભરાઈ જાઓ તમારી વાત નથી કરતો તમે તો પિક્ચર નહીં જોતા હો આ તો ખાલી જનરલ વાત કરો છું પણ મૂળ વાત એટલી છે કે વિજ્ઞાન સ્વામી આમ આમ ગભરાઈ ગયા શાસ્ત્રીમાં કે સ્વામી ગભરાશો નહીં હું તમારો શિષ્ય છું તમે મારા ગુરુ છો અને આ વાત અત્યાર સુધી મને કેમ ન કરી કેમ ન કરી વિજ્ઞાન સ્વામી કે હજુ મહારાજ સર્વોપરી છે એ હજુ પદ પડતું નથી હજી એને ઝાડા ઉલટી થઈ જાય છે તો મારા સ્વરૂપે ભગવાન જે એ લોકોને સમજાતું નથી તો ગુણાતીદાન સ્વામી અક્ષર બ્રહ્મ છે ક્યાંથી મનાય પણ યજ્ઞ પુરુષદાસ આ વાત સાચી છે મેં મારા કાને સાંભળી છે મારે જે કીધું છે મેં સાંભળ્યું છે આ વાત સાચી તારા જીવમાં રાખજે શાસ્ત્રી મહારાજ કે સ્વામી આ વાત જીવમાં રાખે બીજા અત્યાર સુધી તમે વર્ષોમાં જીવમાં રાખીને બેઠા હતા હવે વાત તો બહાર જવી જોઈએ હવે વાત ખાલી હૃદયમાં હંગરી રાખવા માટે નથી આ વાત બહાર જવી જોઈએ અને પછી જે શાસ્ત્રી મહાજે બીડું ઝડપ્યું જે જૂના જૂના મહારાજના મળેલા હરિભક્તો હતા મોટા મોટા સદગુરુ સંતોને મળેલા સંતો હતા એ બધે ભયકાના માલજી ધોની હોય કેશવ જીવન દાસ હોય જે બધા જૂના હરિભક્તો સંતો હતા બધાને મળી મળીને પાકું કર્યું જૂના ગ્રંથો જોયા જૂના ગ્રંથો તપાસ્યા જૂનાગઢ જિલ્લામાં જ્યારે પંચરાત અને પંચરીતિ કરી તો જૂનાગઢ જિલ્લાના જેટલા મંદિરો છે અક્ષર પુરુષોત્તમ અક્ષર પુરુષોત્તમ પુરુષોત્તમ મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીદાન સ્વામી એ જેતપુર કે જુનાગઢ એ બધું જોયું અને મનમાં પાકું કર્યું કે ગુણાતીદાન સ્વામી અક્ષર બ્રહ્મ છે મહારાજ પુરુષોત્તમ નારાયણ છે અક્ષરને પુરુષોત્તમ બ્રહ્મ અને પરબ્રહ્મ સ્વામીને નારાયણ એની મૂર્તિઓ મધ્ય મંદિરમાં પ્રતિષ્ઠિત થવી જોઈએ એ કામ શાસ્ત્રી માટે ધરપું એટલે કહેવાનું તાત્પર્ય છે કે જે અક્ષર બ્રહ્મના બે મહત્વના ઉપયોગ છે એક તો પરબ્રહ્મને ઓળખવા માટે અને અક્ષરૂપ થવા માટે એ અક્ષર બ્રહ્મને લઈને પૃથ્વી પર આવ્યા છે અને ગુણાદિદાન સ્વામી છે એ સત્ય વાસ્તુ એ ક્યારે છાબડાથી ઢંકાતો નથી સૂર્ય છાબડાથી ઢંકાય ભાઈ એમ સત્ય વસ્તુ આજે વિશ્વભરમાં વ્યાપી ચૂકી જો દુનિયામાં સાડા આઠસો પોણા નવસો મંદિર ઉપર અક્ષર પુરુષોત્તરના ધ્વજ આજે ફરકી રહ્યા ઓગણીસો ને પંચ્યાસીમાં બોલેલા ઓગણીસો ને પંચ્યાસીમાં પ્રમુખ સાહેબ હાથ બોલેલા કે અક્ષ પુરુષોત્તમના પાયા હલાવવા માટે બહુ ધમ પછાડા ગયા કેટલી ભીતો ચિત્રી મારી કેટલા પુસ્તકો છપાયા કેટલા પેમ્પલેટ છપાયા અરે લાખો કરોડ રૂપિયાના બજેટ પસાર કર્યા આ બીએપી સંસ્થાને તોડવા માટે ભાંગી નાખવા માટે મૂળિયા ઉખેડી નાખવા માટે પણ સ્વામી કહે કે આ સંસ્થાની પાયાની ઈંટ હલી નથી અને શિખરની કાંકરી ખસી નથી કારણ કે અક્ષપુરુષોત્તમ સંસ્થાના પાયા શાસ્ત્રીમાંથી શ્રેષ્ઠ નાગ ઉપર પધરાવ્યા છે એ પાતાળે પાયા નાખ્યા ભજન સ્વામનાનું અને મૂર્તિ નરનાની ભજન સ્વામનાનું મૂર્તિ લક્ષ્મીનાની ભજન સ્વામનાનું મૂર્તિ રાધા એટલું તો સમજો દુનિયામાં ક્યાંય છે મેં હમણાં મેં વાત કરી કે ભજન અંબા માતાનું મૂર્તિ કૃષ્ણ ભગવાનની હોય ભજન કૃષ્ણ ભગવાનનું મૂર્તિ શંકર ભગવાનની હોય એ દુનિયામાં ક્યાંય જોયું છે તો એટલું તો સમજો તો સ્વામી અને નારાયણ અક્ષર પુરુષોત્તમ બ્રહ્મ અને પરબ્રહ્મ એ નવું તૂત નથી આ એક પરંપરા છે એટલા માટે જે શાસ્ત્રીમાં જે કામ કર્યું કે અક્ષરોપ થઈને પુરુષોત્તમની ઉપાસના જો પ્રવર્તાવાની હોય અક્ષરોપ થવા માટે અક્ષબ્રહ્મની જરૂર હોય અને પુરુષોત્તમની ઓળખાણ માટે પણ અક્ષબ્રહ્મની જરૂર હોય એ અક્ષબ્રહ્મ ગુણાતીદાન સ્વામી છે એનો ઉદ્ઘોષ કર્યો ભગતજી મહારાજે ભગતજી મહારાજે ગુણાતીદાન સ્વામી અક્ષબ્રહ્મ છે એ એને કશું બાકી રાખ્યું નથી એને જે હળદૂર કર્યા કૂતરાની જેમ હળ હળ કર્યા શું ભગતજી મહારાજનો વાંક હતો શું એને ઝેર ભેજેલું એ ડુંગળી રસર ખાતા હતા એ પિક્ચર જોતા હતા કોઈ સ્ત્રી એને લફરું કરેલું શું ભગતજીમાં વાંક શાનો હતો ભગતજીમાં એક જ વાંક કે ગુણાતીદાન સ્વામીને અક્ષબ્રહ્મ તરીકે ઓળખાવ્યા અરે ઝેર આપીને વિમુખ કર્યા પણ છતાં એ સૂર્ય થાબડાથી ન ઢંકાઈ રહ્યો ભાઈઓ સૂર્ય ખીલ્યો દુનિયાભરમાં ખીલ્યો વિશ્વભરમાં ખીલ્યો અક્ષર પુરુષોત્તનું જ્ઞાન વિશ્વભરમાં પ્રવર્તી ચૂક્યું છે એટલે તો એ અક્ષર રૂપ થવું અને પુરુષોત્તમની ઉપાસના કરવી તો બંને માટે અક્ષરબ્રહ્મની જરૂર છે પુરુષોત્તમનું ઓળખાણ માટે અક્ષરરૂપ થવા માટે તો તમને પ્રશ્ન એવો થશે કે અક્ષરરૂપ શા માટે થવું કારણ કે ડૉક્ટર થવા માટે ડૉક્ટરની જરૂર છે પણ ડૉક્ટર થવું શું કામે એન્જિનિયર થવા માટે એન્જિનિયરની જરૂર છે પણ એન્જિનિયર થવું શું કામ વકીલ થવા માટે વકીલની જરૂર છે પણ વકીલ થવું શું કામે એમ બ્રહ્મરૂપ શા માટે થવું છે ભાઈ તો મારે ચાર પાંચ કારણો આપ્યા છે એક તો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયની દ્રઢતા આખો સંપ્રદાય સાંજની આરતી પછી સંધ્યા આરતી પછી ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયની રોજ પ્રાર્થના કરે છે હે ભગવાન આપણો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય દ્રઢ થાય ઉત્તમ નિર્કુળ નિશ્ચય એટલે શું છે એની વાત મહાજલો એના બારમા વચરમતમાં વાત કરી છે કે અષ્ટ આવરણ યુગ કેવા અનંત કોટી બ્રહ્માંડ જે અક્ષ બ્રહ્મના રોમના વિશે અણુન પેઠે ઉડતા ફરે છે એવું જે પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ જે અક્ષર તે રૂપે પોતે રહ્યો થકો પુરુષોત્તમ નારાયણ ઉપાસના કરે એને ઉત્તમ નિર્કુળ નિશ્ચય કહેવાય ટૂંકમાં એક વાક્યમાં સમજાવું તો અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરવી એને ઉત્તમ નિર્કુળ નિશ્ચય કહેવાય આખો સંપ્રદાય માગે છે તો અક્ષરૂપ થવાની જરૂર છે ભાઈ અને અક્ષરૂપ થવા માટે અક્ષરની જરૂર છે બ્રહ્મરૂપ થવા માટે બ્રહ્મની જરૂર છે બીજી વાત મારે ચાલુ એના સાતમાં લખ્યું કે જે બ્રહ્મરૂપ થાય એને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર મળે છે આ ભગવા કપડાં પહેરવાથી પુરુષોત્તમની ભક્તિનો અધિકાર નથી મળતો ભાઈ ખેવટ કંઠી હા અત્યારે આપણે ભક્તિ કરીએ છીએ આપણે બ્રહ્મરૂપ હું તમે નથી થયા તમે કોઈ થઈ આવો તો મને કોઈ વાંધો નથી હું તો નથી થયો તો પણ એ અત્યારે જે આપણે ભક્તિ કરીએ છીએ સાધન ભક્તિ છે જેમ તમને એક દ્રષ્ટાંત આપું કે ગુજરાતમાં બારમા ધોરણમાં જો સાયન્સના વિષયમાં પાસ થાય તો જ મેડિકલ એન્જિનિયરિંગમાં એડમિશન મળે પછી ટકાવારી ઓછી વધે તો ડોનેશન આપીને જાય પણ બારમા ધોરણમાં સાયન્સના વિષય સાથે પાસ થવું પડે કોમર્સમાં અઠાણું ટકા આવે તો મેડિકલમાં એડમિશન ન મળે તો બારમા ધોરણમાં સાયન્સના વિષય સાથે અમુક ટકા આવે તો જ મેડિકલ એન્જિનિયરિંગમાં એડમિશન મળે તો પહેલું ધણું કામ ભણવાનું ભાઈ બારમું પાસ કરવા માટે બીજું કામ ભણવું બોલો જોઈએ બારમું ત્રીજું કામ ભણવાનું બારમું એટલું મહિના પાછા આવે છે એ નહીં બારમું ધોરણની વાત કરું છું તો એકથી અગિયાર ધોરણ ભણવાના બારમું ધોરણ પાસ કરવા માટે અને બારમું ધોરણ પાસ કર્યા પછી મેડિકલમાં જવાય એમ બ્રહ્મરૂપ થયા પછી જ ભક્તિનો અધિકાર મળે બ્રહ્મરૂપ થયા પછી જ અત્યારે આપણે જે ભક્તિ કરીએ છીએ એ બ્રહ્મરૂપ થવા માટે જેમ વ્યક્તિ અગિયાર ધોરણ બારમું ધોરણ પાસ થવા માટે અને બારમું ધોરણ પાસ થયા પછી મેડિકલ કે એન્જિનિયરિંગમાં એડમિશન મળે એમાં આપણે પૂજા કરીએ રવિ સભા કરીએ ઘર સભા કરીએ સત્સંગ કરીએ સેવા કરીએ કારણ કે સત્પુરુષની આજ્ઞાથી જે કરીએ બ્રહ્મરૂપ થવાનું સાધન છે અને બ્રહ્મરૂપ થયા પછી ભક્તિ જે છે અત્યારે પ્રમુખ સ્વામી મહારાજ જે ભક્તિ કરે છે એ પરા ભક્તિ ભલે પ્રમુખ સ્વામી ઠાકોરજીના દર્શન કરે આપણે ઠાકોરજીના દર્શન કરીએ પણ આપણે જે ઠાકોરજીના દર્શન કરીએ છીએ એ બ્રહ્મરૂપ થવા માટે છે અને પ્રમુખ સ્વામી મહારાજે ઠાકોરજીના દર્શન કરે છે એની પરાભક્તિ છે તો આપણે પ્રમુખ સ્વામી જેવા જ્યારે થઈએ એટલે કે બ્રહ્મ જેવા જ્યારે થઈએ એટલે કે બ્રહ્મરૂપ જ્યારે થઈએ ત્યારે જ પરબ્રહ્મની પરાભક્તિ એટલે અખંડ ધારવા પરબ્રહ્મને અખંડ ધારી રાખવા એ પરાભક્તિ છે તો એવી ભક્તિ માટે બ્રહ્મરૂપ થવું વત્રમ લોયાનું સાતમું પછી ત્રીજી વાત મહારાજ કરીએ કે નિર્વિઘ્ન ભક્તિ માટે આપણે ગુજરાતીમાં કહેવત છે કે સારા કાર્યમાં જિંદગીમાં હારા મારું કામ બોલો જોઈએ લગ્ન કરવાનું હું જિંદગીમાં હારા મારું કામ હું એ લગ્ન જે વરાજાનો વટ હોય ને એના બૂટ કોક ઉપાડે ને લગ્ન પછી એને કોકના બૂટ ઉપાડવાના પણ જે કાંઈ જે કાંઈ વરાજાનો વટ હોય પહેલાં તો ત્રણ ચાર દિવસના વટ હતા હવે તો એક દિવસમાં બધું પૂરું તો જિંદગીમાં હારા મારું કામ શું ભગવાનનું ભજવાનું મારે લખ્યું કે ભગવાને ભજવા જેવી બીજી કોઈ મોટી વાત નથી તો એમાં વિઘ્ન વધારે વિઘ્ન વધારે તમે ખિસ્સામાં આઠ આના લઈને ટ્રેનમાં બેન મુંબઈ જાઓ તો ઊંઘાવી આવી જાય કે નહીં પાંચ લાખ રૂપિયા ખિસ્સામાં તો ભારતની ટ્રેનમાં ઊંઘાય હા માટે સૌરે જો સાવધાન ખબરદાર ખરા થઈ માથે મોટા જ વેરી વિષમ ખોટે ન દેવા દેવાત ખરી માનો મળી છે મોટી વાત હાથ આવી તેમ હાર રે જતન કરી દિવસ રાત સુતા બેઠા સંભાળજો રે આ ભગવાનની મૂડી મળી છે આ અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન આપણને થયું છે પરબ્રહ્મ ભગવાન મળ્યા હતા એ પરબ્રહ્મ ભગવાન તો આલિયા ખાતર મળ્યા પણ છોડીને જતા રહ્યા જીવા ખાતર મળ્યા માજ મારી નાખવા માટે તૈયાર થયા અરે ભાઈબાને મળેલા મહારાજે મચ્છરનું પાણી આરામ કર્યું શું ભગવાન ખોટા થઈ ગયા હતા નહીં પોતાના સ્વભાવ આપણો સ્વભાવ આપણને સત્સંગ છોડાવે આપણો અહંકાર આપણે સત્પુરુષ છોડાવે એટલે એ સ્વભાવથી જ્યાં સુધી પર નહીં થઈએ જ્યાં સુધી બ્રહ્મરૂપ નહીં થઈએ ત્યાં સુધી મહારાજે પ્રથમના ત્રેવીસમાં વચરમતમાં વાત કરી કે જ્યાં સુધી આવી સ્થિતિ નથી થઈ ત્યાં સુધી વિઘ્ન છે વિઘ્ન જ છે કામનું વિઘ્ન કામને લીધે ક્રોધને લીધે લોભને લીધે આસક્તને લીધે વાસણને લીધે દિયા બીમારને લીધે કંઠી તોડીને જતો રહે બસ હવે જિંદગીમાં આ મંદિરમાં પગ મૂકે હરામ બે બાપનો હું કે આણંદમાં પગ મૂકે બે બાપનો બસ હવે તું જતો રહે કેમ આણંદ મંદિર બંધ નહીં થઈ જાય ભાઈ તમારે આણંદની હોસ્પિટલમાં તમે નહીં જાઓ તો હોસ્પિટલ બંધ નહીં થઈ જાય તમારા જેવા લાખો બીમાર છે એમ હું સત્સંગમાંથી નીકળી જાઉં અરે અમે આઠ આઠસો બાસઠ સંતો ઘેર જતા રહીએ ને તો એ સંસ્થા હાલવાની જ ભાઈ આપણા સંસ્થા ભાંગે નહીં પડે આપણો મોક્ષ બગડશે આપણો મોક્ષ બગડશે એ કેવળ આપણા અહંકારને લીધે આપણા લોભને લીધે આપણા સ્વાદને લીધે આપણે આસક્તિને લીધે આપણે ગેરસમજને લીધે આપણા અજ્ઞાનને લીધે આપણે આવા અરે કદાચ મેં તમને પાસ ન આપ્યો તમે બીએપીએસ સંસ્થા છોડી દીધી તમે કોની આમે વિરોધ નોંધાયો શાસ્ત્રીજી મહારાજ આમે તો શાસ્ત્રી બાજુ તમારું બગાડ્યું ભાઈ મેં તમને વીઆઈપી પાસ ન આપ્યો અથવા બાપા અહીંયા આવ્યા અને બાપાને મળવાની તક મેં તમને ન આપી એમાં તમે મંદિર છોડી દીધું કંઠી તોડી નાખી મંદિર આવતા બંધ થઈ ગયા તમારું નામ ફુલારમાં ન બોલાવવાનું પેલો ભાઈ ભૂલી ગયો અથવા બાપાને હાજરીમાં તમે રસોઈ આપી હતી નામ ન બોલ્યા અને તમે કંઠી તોડીને હાલતા થઈ ગયા તો કોનું બગડ્યું ભાઈ શાસ્ત્રીમાં મહારાજ સામે વિરોધ નોંધાયો ને તો શાસ્ત્રીમાં ક્યાં તમારું નામ ભૂલી ગયા હતા યોગી બાપા ક્યાં તમારું નામ ભૂલી ગયા છે પ્રમુખ સમાજ ક્યાં તમને એનો એનો વાંક હું એક મારા સ્વભાવને લીધે એક કાર્યકર્તાના સ્વભાવ લીધે એક અંદરના સ્વભાવને લીધે આપણે બે પે સંસ્થા છોડી દઈએ આપણે મંદિર છોડી દઈએ આપણે સત્પુરુષને છોડી દઈએ એનું કારણ શું છે આપણા સ્વભાવ અને જ્યાં સુધી સ્વભાવથી મુક્ત નહીં થઈએ ત્યાં સુધી વિઘ્નમાં જ બેઠા છીએ એટલા માટે મહારાજે કહ્યું કે બ્રહ્મરૂપ થઈને જો ભક્તિ કરશો તો કોઈ વિઘ્ન નથી we can change the atmosphere we have to adjust તમે ગરમી ન બંધ કરે એ ગરમી બંધ થઈ જાય ને મને બહુ બફારો થાય છે હમ મને બહુ પરસેવો વળે છે એ ગરમી બંધ થઈ જા તો તમારા હાથની તાકાત નથી કે તમે ગરમીને બંધ કરી શકો ગરમીથી તમારું મન ડિસ્ટર્બ ન થાય એના બે જ ઉપાય છે કાં તમે ગરમી સહન કરી લો અથવા ગરમીથી રક્ષણ કરી લો આ દેશના લાખો માણસો ગરમી સહન કરે છે ભરવાડો છે ને અત્યારે ધોમ ધગતા તડકામાં ગાયો ચારવા જાય છે ભેગું એસી રાખે છે ભેગી નાની પંખી ફેરવે છે આ ડામાનું કામ કરે છે ઉનાળામાં ગરમીથી એડજસ્ટ છે અને તમારી ગરમી સહન ન થાય તો રૂમમાં આવો પંખો ચાલુ કરો એસી ચાલુ કરો પણ તમે ગરમી બંધ નહીં કરી શકો ઠંડી પડે એ ઠંડી બંધ થઈ જાય મને શરદી બહુ થઈ છે હવે ઠંડી બંધ ના થાય ત્યાં ઠંડી સહન કરી લો વાત લાખો માણસો ફૂટપાથ પર હોઈ જાય છે અને ઠંડી સહન ન થાય રૂમમાં આવી તો ધાબળો ઓઢી લો અથવા તો હીટર ચાલુ કરી દો તમે ઠંડી બંધ નહીં કરી શકો અરે ભારતનું કારગિલ યુદ્ધ થયું પાકિસ્તાન સાથે ભારતનો સૈનિક ભારતના સેનાપતિને ફરિયાદ કરે કે સાહેબ પેલો છે ને પેલો પાકિસ્તાનવાળો છે ને એ છે ને એ એ છે ને એ મને ગોળી મારે છે લે તો તાર હાડન લગ્ન છે ત્યાં હા ત્યાં નવરતન ગરબા બેઠવા છે તારા મામે આઈસ્ક્રીમની પાર્ટી આપી છે ત્યાં પાકિસ્તાનવાળો તારો મામા થયો હાર લઈને આવે એ તો ગોળી લઈને જ આવવાનો છે આવું કોઈ સૈનિક ફરિયાદ કરે તો સેનાપતિ સાંભળે શૂટ કરી દે એમ આપણે ફરિયાદ કરીએ કે આમ થયું તેમ થયું હવે હું મંદિરમાં હવે બધા બગડી ગયા છે યોગી બાપાના વખતમાં બહુ સારું હતું યોગી બાપા અમે રોજ મળતા હતા અરે યોગી બાપાના વખતમાં જેટલા હરિભક્તો હતા એના કરતાં વધારે અત્યારે સંતો છે ક્યાં મળવાની તાકાત બાપા નેવું વર્ષની ઉંમર છે લોકોને એક જ આગ્રહ બસ બાપાને મળવા દો બાપાને મળવા દો અમે જૂના અરે જૂના તો બરાબર છે તમને દંડવત કરીએ પગે લાગે પણ રોજ નથી મળો હવે બસ બાપાનો હાથ મૂકે બાપા પાસે આવે તો બાપા ઘેરે જવું તો બાપા પાછો રજા લઈને જવું હમણાં એક જુનારી ભક્ત છે ત્યાં સારંગપુર રોકાણ એ આ મહિનામાં ત્રણ વખત મળ્યા બસ કે મારે બાપાનું મારે બાપા પર રજા લેવી હવે આ જમાનો છે હવે આખી સંસ્થા આ નેવું વર્ષમાં એકલા સંભાળે છે એને ફોન કરવાના છે મિટિંગો છે પત્રો છે બધું સંભાળવાનું છે હવે માથે હાથ મૂકવાના જમાના ગયા ભાઈ હવે પેલા તો બાપા જન્મ જયંતિએ ત્રણ ત્રણ વાગ્યા સુધી મળતા હતા હવે હાથ વગેરે બહેન તો ત્રણ ત્રણ વાગ્યા સુધી અહીં બે રહેતા હતા બધાને વ્યક્તિગત મળતા હતા બધાને વ્યક્તિગત પ્રસાદી આપતા હતા બધાને ઘેર ઘેર જતા હતા હવે જમાના જ બદલાઈ ગયા ભાઈ પહેલાં આપણે ઊભા થઈને ટીવી ચાલુ કરવા જતા ખબર છે હવે અહીં બેઠો બેઠો કરતા રિમોટ કંટ્રોલ ને એમ હવે બાપા રિમોટ કંટ્રોલથી તમારું કલ્યાણ કરશે જાઓ રિમોટ કંટ્રોલથી રેમોટ અમે આટલા ધરમ બાપા રે જ વાત હતી આટલા ધરમ બાપા રે જ વાત હતી પેલા યોગી બાપા છે ને યોગી બાપા કોહ થઈશ કોહ થઈ યોગી બાપા કે રાત્રે ત્રણ વાગે ઉઠે અને ઓલે યુવકો માટે ભાતું બનાવી દે સૂકી ભાજી બનાવી દે પૂરી બનાવી દે પોટલું બાંધીને પાછા વાળાવા જાય મારા ગળાના હમ હુઈ જાય અડા હુઈ જઈશું નહીં જવા દઈએ એને પથારી કરી દે લીંબુનું પાણી બનાવી દે અને યોગી બાપાની સેવા કરે અને યોગી બાપા કઈ કઈને થાકે કોહ થઈશ કોહ થઈશ મારવાડે કોઈ માનતા જ નહોતા મેં બાપાને વાત કરી સ્વામી યોગી બાપા પાસે રાત દાડો યુકો ભરતા યુકો બાપાને વાતો કરી કરીને થાકી ગયા યોગી બાપા અને બાપા તમે કોઈને ગળે આમ હાથ દેતા નથી કોઈની પથારી કરી દેતા નથી કોઈ યુવકોને પગ દાબી દેતા નથી માથું દાબી દેતા નથી એને ભાતું આપતા નથી હવે તો યુવકો મળવું જ દુર્લભ છે તોય સાધુ તો હાયલા જ આવે છે હાયલા જ આવે છે કેવળ આપની એક ઉપસ્થિત પૃથ્વી ઉપર હોય ને આ પૃથ્વી ઉપર હાજર હોય ને એનાથી કામ થાય પછી બાપા એવું બોલે કે સંકલ્પ કોનો હતો યોગી બાપાનો સંકલ્પ હતો પણ હવે બાપા માથે હાથ મૂકે તોય કામ થાય એમ છે તમારી માતા ઉપર તમારી બેન ઉપર તમારી દીકરી ઉપર ક્યાં બાપાએ હાથ મૂક્યો કોઈ તો તમારા કરતાં એ લોકો ભક્તિ વધારે તમારે તો ગુટકું છોડતું નથી એનો તો છોકરો છોડી દીધો સાધુ તમે તમારા કરતાં એ લોકો બહેરા બહેનોમાં લાખ ગણી ભક્તિ છે તમારા કરતાં વધારે કયા કયા બાપા માથે હાથ મૂક્યો છે તમારું આંતરિક જોડાણ કેવું છે અગત્યનું છે ફ્રીજ તમારો પાવર આ બાજુ હોય આ બાજુ તમારા ઘરમાં હોય ઘરમાં અંદર હોય કે નહીં કનેક્શન જ ના લીધું હોય ક્યાં ક્યુ દૂરી ગયો બાપાને બહાર બેઠો હોય ને પણ બેઠો બેઠો એસએમએસ કરજો બાપા અમે જોવે જ નહીં બોલો એટલે મનનું કનેક્શન છે તો પ્રમુખ સાહેબ મહારાજને હવે નથી મળ્યું એવું નથી કેટલા વ્યક્તિગત હજુ પણ રોજના દોઢસો બસો મળે પણ જેને ખરેખર પ્રશ્ન હોય મુશ્કેલી હોય મૂંઝવણ હોય કોઈ ઉપાય ન હોય છતાં સ્વામી નાનામાં નાના હરિભક્તને ફોન કરી દે છે પત્ર લખી દે છે બધો ઉત્તર મળે છે પણ કદાચ મેં તમને પાસ ન આપ્યો અને બાપાને મળવા ન દીધા તો સંસ્થા છોડી દેવાની કે બસ આ સંસ્થામાં કરોડપતિનો જ છે અબજોપતિને લાભ મળે પૈસાદારને લાભ મળે વીઆઈપીને લાભ મળે એવું નથી ભાઈ પ્રમુખ સાહેબનું નેવું ટકા વિચન ગામડાનું છે નેવું ટકા પત્ર લેખન ગામડાવાળા છે નેવું ટકા વ્યક્તિગત મુલાકાત ગામડાવાળા છે તમે જુઓ ને હજુ પણ આ તો પૈસા ક્યાં બધા અબજોપતિ છે એવું નથી પણ પણ ઘણી વખત આપણને ન મળ્યું એટલે આ થાય અને થાય મને પણ થાય તમને પણ થાય પણ એટલું યાદ રાખજો કે આ ગુણાતી સત્પુરુષને છોડવાના નહીં ભગવાનને છોડવાના નહીં આ બીએપી સંસ્થાને છોડવા નહીં આ છૂટે છે કારણ કે આપણો દેહ ભાવ છે એટલા માટે મહાદેવ લખ્યું કે જ્યાં સુધી બ્રહ્મરૂપ નહીં થાય ત્યાં સુધી વિઘ્ન બેઠા છે એટલે એક હરિજનના છોકરાનો હો વખત બોલાય બોલ આત્મા છું આત્મા છું આત્મા છું આત્મા છું એ કે મહારાજ તમે કહો છો એટલે આત્મા બાકી છું તો હરિજન જૂતો ચરોતરનો પટેલ છ ગામનો છ ગામ તમે કહો છો એટલે આત્મા બાકી હું છ ગામનો પણ મૂળ વાત એટલી છે એટલે મારે પરમહંસે પણ એક વાત કરી એક વાત કહો માનો તે આપણે આત્માન દેહ માનો ચૈતન્ય રૂપ તમારું દુઃખ રૂપ દેહ તે ન્યારું તમે આત્મા છો માનો અને જે આત્મારૂપે વર્તે છે જો ભગતજી મહારાજ શાસ્ત્રી મહારાજ યોગી બાપા પ્રમુખ છે ખોટું લાગ્યું છે એની ભક્તિનો રંગ ઓછો થયો છે કેટલું લખાણું છે હજુ લખાય છે અરે ભીતો છાપ મારી છાપા અને ચોપાઈને જે પ્રમુખ સાહેબ આજ વિશે જે લખાયું છે અને લખનાર કોઈ પાકિસ્તાનવાળા નથી લખનાર કોઈ બિન લાદેના માણસો નથી લખનાર કોઈ બાંગ્લાદેશ નથી લખનાર સ્વામિનારાયણ કંઠી પહેરનારા છે વચનમત વાંચનારા છે અને એ ભયંકર ભયંકર ભયંકર લખે પણ પ્રમુખ છે મહારાજનું ક્યારે રૂવાડું હલતો નથી પ્રમુખ છે ફોટા પાડે ને તો પ્રમુખ છે રૂવાડું જેને જે કરવું કરે આપણો માર્ગ સાચો છે મારો અભિપ્રાય લઈને આપણે દોડીએ છીએ એટલે જો ભક્તિનો રંગ ઓછો ન થવા દેવો હોય ઉત્સાહનો ફુવારો સતત ચાલુ રાખવો હોય તો બ્રહ્મરૂપ થયા પછી કોઈ જ માન નથી અપમાન નથી સુખ નથી દુઃખ નથી સફળતા નથી નિષ્ફળતામાંથી ભક્તિનું એક સરખો કરણ રહેશે જિંદગીમાં ક્યારે પાછા નહીં પડીએ હતાશ નહીં થઈએ નિરાશ નહીં થઈએ કે હવે સત્સંગમાં બધું પોલિટિક્સ બેઠું છે હવે જા તારા મગજમાં પોલિટિક્સ બેઠું છે ભાઈ સફેદ ભીત તો સફેદ છે તું ગોગલ્સ લઈને ફરે છે કે લાલ ભીત છે કોને કલર કર્યો તારા બાપે તારા લાલ ચશ્મા કાઢી નાખતો ભીત તો સફેદ જ છે આપણા મગજમાં કંઈક અજ્ઞાનનું આવરણ ટેરવું છે જો ભ્રમરૂપ થઈશું તો ગમે તેવા અપમાનમાં ગમે તેવા દુઃખમાં ગમે તેવા દર્દોમાં ગમે તેવી નિષ્ફળતા ગમે તેવી ટીકામાં આપણો ઉત્સાહ ક્યારે મંદ નહીં પડે એટલા માટે આ ભ્રમરૂપ થવાની વાત છે મહારાજે પાંચ વચરામત વંચાવ્યા ગુણાતીદાન સ્વામી અને બોલ્યા પ્રથમનું ત્રેવીસમું વચરામત મધ્યનું ત્રીસનું પિસ્તાલીસ અમદાવાદનું બીજું ને ત્રીજું વચરામત વંચાવીને ગુણાતીદાન સ્વામી એવું બોલ્યા કે આમાં મહારાજે કહ્યું છે એ પણ સમજાવ કોઈ કોટી કલ્પે છૂટકો નથી એ આચાર્ય હોય કે નાનો મોટો ઈશ્વર હોય કે ભગવાનનો દીકરો હોય એ કોઈ છૂટકો નથી કે મહારાજનો અભિપ્રાય છે મહારાજનો મત છે મહારાજ એટલા માટે પૃથ્વી પર આવ્યા છે કે બધા જીવોને બ્રહ્મરૂપ કરીને અક્ષરધામમાં લઈ જવા માટે અને એ મહારાજનો મત છે એટલે બ્રહ્મરૂપ થવું અનિવાર્ય છે અને બ્રહ્મરૂપ થવા માટે અક્ષર બ્રહ્મની જરૂર છે પરબ્રહ્મ ઓળખવા માટે અક્ષર બ્રહ્મની જરૂર છે એ અક્ષરબ્રહ્મ ગુણાતીતાન સ્વામી છે અને એની પરંપરામાં ભગતજીમાં અક્ષરબ્રહ્મનું પ્રત્યેક સ્વરૂપ છે પછી શાસ્ત્રી મહારાજ પછી યોગી બાપા અને અત્યારે આપણને પ્રમુખ મહારાજ એ જ અક્ષબ્રહ્મ અને અક્ષબ્રહ્મ રહેલા એ જ મહારાજ આજે આપણને પ્રાપ્ત થયા છે તો આપણી આ સર્વોપરી ઉપાસના સર્વોપરી ઉપાસના શ્રીજીમાં સર્વોપરી છે અક્ષુભ અને પુરુષોત્તમની ભક્તિ કરવી છે આવી ઉપાસના મા પ્રથમ વાર પૃથ્વી ઉપર પ્રવર્તાવી એના માટે અક્ષરબ્રહ્મ લઈને આવ્યા એના માટે સ્વયં પોતે આવ્યા તો બ્રહ્મ અને પરબ્રહ્મ અક્ષર અને પુરુષોત્તમની સર્વોપરી ઉપાસનાના આપણે ઉપાસક છીએ આ દુનિયામાં સાત અબજમાં વી આર સિલેક્ટેડ આપણું સિલેક્શન થયું કે જેથી કરીને આ તત્વજ્ઞાન આપણા હાથમાં આવ્યું આ ઉપાસના આપણા હાથમાં આવી અને આનો યોગ આપણને થયો છે તો એમને ગૌરવ સમજીને આપણે જો ઉપાસના આપણા જીવનમાં સિદ્ધ કરીશું તો છત્ય દેહે આપણે અક્ષરધામનો દિવ્ય આનંદનો અનુભવ એ આપણે કરી શકીશું જય શ્રી સ્વામિનારાયણ